દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર જય સચિવ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ના આપણે કણભાઈ ચિત્તનિયા આ છો કે નહીં મેં કહું સરી મેં હાજર છે કે નહીં હા મિનલબેન હાજર છે કે નહીં કઈ છે અચ્છા ઓહો દર્શન કરે છે ચલો જય સચ્ચિદાનંદ ઈશ્વરભાઈ ક્યાં ગયા હે અહીંયા છો કેટલા જણા આવ્યા છીએ આપણે શું કે છે બસ આખી હા હા કારણ કે તમારો દિવસ છે આજે તો ચાલો આજે મહાત્માઓ અમારું આપણું હિન્દ આપણા બધાનું હિંમતનગરનું કેન્દ્ર શું નામ શું છે કેન્દ્ર શું કહ્યું છે આપણે સનાતન સંસ્કાર કેન્દ્ર ચાર જિલ્લાઓ ચાર ડિસ્ટ્રિક્ટનું છે નહીં પાંચ જિલ્લાઓ પાંચ ત્યાં આગળ કેન્દ્ર છે તે ગઈ સાલ એનું ઓપનિંગ થયું એનું વર્ષ પૂરું થાય છે એ મનાવવા માટે અહીંયા આવ્યા છે હમ ચાર વર્ષ પૂરા થાય એટલે અમે એમનો આભાર માન્યો કે તમે બહુ મોટો ઉપકાર કર્યો કે એમને દોડાયા વગર તમે જ અહીંયા આવ્યા એટલે એટલે કહે છે આપણે કેલનપુરી જુદી લઈએ શું ખોટું અમારે આ બધું આપણું બધું હિંમતનગર જ કહેવાય ને આ તો એટલે આજે અને સાથે સાથે બધાને ભાવના ઉત્તમભાઈ કે છેલ્લા દિવસે ખરું પણ તે આજે જ આ કરી દેવાનું આપણે બધા ભેગા થયા છીએ તો આજે જ બધું ભેગું નહીં ચાલે શું કહો છો જયંતિભાઈ ના કે છે ને નહીં ચાલે બોલો મહાત્માઓની ઈચ્છા ખરી બાકી ચાલશે ના ચાલુ નથી મોટે દાદાજી હા દાદાજી હજી તો ઘણા દિવસ બાકી છે આટલો વહેલા અમે થોડો વિદાય કરી દઈએ <laughs> બહુ આવતા શનિવાર ને રવિવાર સુરત અને સુરતનું જ્ઞાનવિધિનું આખું એમનો એ પ્રસંગ બાકી એવું કે છે આ કોને કહ્યું તમે કહ્યું અમારા દીપકાનંદ સ્વામીજીએ કહ્યું એટલે એમને તો ગોઠવી દીધું એટલે એ તો છે જ આજે આવતા શનિવાર અને રવિવારનું તો એને આપણે તો સૌ ક્ષેત્ર અપના અહીંયા ના ચાલે ઉત્તમભાઈ શું કહ્યું ઓહો એ વાત સાચી ના એ વાત સાચી હા હા એ મને ખ્યાલ ના રહ્યો એ વાત બરોબર છે એમની એ તો સરીબેને જ કહ્યું હતું એ કહે છે બધા છઠ્ઠીએ તો નીકળી જવાના હા એ વાત બરોબર છે પણ શિબિરમાં મોટાભાગના ઘણા ખરા એ બધું તૈયાર કરી દીધું કાલે બાદરણથી આવ્યા ઉત્તમભાઈ કહે છે બધી ખૂબ વાતો થઈ તે બાદરણ તો એમની હાજરીમાં જ કહ્યું કે અમે અમારી બસ નક્કી થઈ ગઈ કે છે એમને ખબર નથી નથી ખબર અંદર નજીક લો આજે નક્કી કરી આજે બુક પણ થઈ ગઈ ફૂલ થઈ ગઈ આજે નક્કી કરીને આજે ભરાઈ ગઈ બસ અહીંયા આવતા આવતા જ બોલો ત્યાંની ઠંડી મજેસે આવે એમ નહીં યુરિન ઠંડી લાગશે ને એટલે આવું છે કુદરતી ગોઠવણી છે ને આમાં ક્યાં ગણતરી છે બધી ગણતરી નથી ને ચાલ્યું બધું હતું સંજોગો આવો બંને જણા સૂર્યબેનની જોડે બેસી જાઓ એટલે પેલી બાજુ ખસો બેન બેને બેસવા દેજો એક થોડું ખસીને પેલી બાજુ કરી એક જગ્યા કરી આપજો એક જગ્યા બેનને આવવા દો આમ સવા ખસતા દેજો થઈ જશે જગ્યા એક તમારી જોડે આવ્યા હતા એ કોણ હતા એમને ત્યાં ત્યાં સર ભલે ભલે બેસો અચ્છા તો તે ખરું પહેલી આગળ નંબર લઈ લીધો મોડા આવીને હું તો ચંદ્રિકાંબે માટે કહ્યું મેં સારું દીપકભાઈ આવ્યા છે સારું એટલે હવે મહાત્માઓ માફ કરજો અમને કે જે અત્યારે મળી લઈએ છીએ મળી લઈએ આપણે જે બે કલાક મળ્યા છે એનો ઉપયોગ કરી લઈએ બે ગુણસાન તો મળે જ છે ને તો નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયાણમ નમો લુઈ સવસાવણમ એસો પંચ નમુકારો સવ પાવપળાસણો મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તો આપણે સત્સંગ ચાલુ કરીએ હમ એસ એમ પટેલ તરફથી આપતસૂત્ર સંબંધી આવ્યો છે આ ત્રણ આપતસૂત્રો માટે એનાથી ચાલુ કરીએ આપણે એ ઉત્તમ કહેવાય ગીતા અને ગીતાના શ્લોકોથી ચાલુ કરીએ એના કરતાં આ બહુ સારું ખોટું નથી આપણે પરંતુ આ મોક્ષ માર્ગી મુક્તિ માર્ગનું છે આ તો એટલે ત્યાંથી ચાલુ કરીએ نمو گائے دادا بھگوان نا سیم ہو اوم ریم دادا بھگوان شرم گچھامی શું બેનનું નામ ચંદ્રિકાબેન બેસો સમજો ધ્યાનથી એમનો પરિચય આપો હા બોલવાનું રાખો અરે એક બીજું નથી કોઈ અમારા મનુભાઈ ને પુષ્પાબેન મારા સાસુ ને સસરા એમના મિત્ર રસિકભાઈ ને ચંદ્રિકાબેન એ રસિકભાઈ શરૂઆતમાં પપ્પા સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પપ્પા સાથે મનુભાઈ સાથે કામ કરતા હતા એ લોકો સાથે પછી લગભગ ચાલીસેક વર્ષ પહેલા ચંદ્રિકાબેન અને રસિક કાકા એ લોકો અમેરિકા શિફ્ટ થયા ત્યારથી એ લોકો યુએસએ જ છે અને રસિક કાકાના એ રસિક કાકા નહીં એ આપણા પાછા પેલા એટલાન્ટા વાળા રસિક કાકા અચ્છા સમજી ગયો એ બરોબર ખ્યાલ આવી ગયો સમજી ગયો સમજી ગયો ચાલો અત્યારે અમેરિકામાં છે અત્યારે અમેરિકા છે દાદાજી હમણાં આવ્યા છે ત્યાંથી આવ્યા હા અમેરિકાથી આવ્યા છે ત્યાં આગળ ક્યાં આગળ ન્યૂજર્સી ન્યૂજર્સી અમારો ત્યાં બારેક દિવસનો મુકામ છે ન્યૂજર્સીમાં ચંદ્રિકાબેન ફોન નંબર રાખજો એમનો દીપકાનંદજીનો ફોન આપજો એ કોન્ટેક્ટમાં રહેજો તો આપણે મળતા રહીશું આપતા સૂત્ર નંબર ચાર હજાર છત્રીસ ચંદ્રિકાબેન આપતા સૂત્રનું કંઈ સમજ આપી છે તમે આપતા સૂત્ર એટલે શું ચંદ્રિકાબેન કે આ કળિયુગમાં ચારે યુગના સરવાળા જેવો બધું જ આખો ટોટલ સરવાળો આ કળિયુગના અંધારામાં આપણને સહેજા સહેજને બહુ સારી રીતે આપણા રોજના જીવનમાં મળે નીરુબેન આવ્યા છે કે બસ સાહેબ તે એને સૂત્ર કહેવાય સૂત્ર સૂત્રાત્મક વાણી એવી હોય કે ઘણો બધો શાસ્ત્રનો સાર સમાવેશ કરી લે એક જ વાક્યમાં સમજાયું એ સૂત્ર કહેવાય એટલે એને આપ્ત સૂત્ર કહ્યું આપ્ત આપ્ત એટલે આ ખાસ કરીને આમ તો આપણા ભારતને માટેનો શબ્દ છે પરંતુ એ વિશ્વ સ્તરે જાય પહોંચી શકે એવો છે આપત આપત બધી ભાષાઓમાં એનો અર્થ હોય છે આમ તો સાદા અર્થમાં તો એનો વિશ્વાસ કરવા યોગ્ય એવો અર્થ એવી સમજ થાય છે વિશ્વાસ કરવા યોગ્ય એટલે વિશ્વાસ કરવું એ જગતની ભાષામાં હોઈ શકે છે અને મુક્તિ માર્ગમાં હોય તે પરમ ચીમા સ્વરૂપ હોય પરમસીમા પરમ એટલે ચરમસીમા કે છે એને ત્યારે આપતો કહેવાય એ તો જીનેશ્વર એટલે તીર્થંકર કોટી એક કક્ષાએ હોય અથવા તો જ્ઞાનીની કક્ષાએ હોય આપ્ત બસ એટલે આપ્ત સૂત્રનો બહુ સુંદર અર્થ છે એક બહુ મોટું જાડું શાસ્ત્ર છે તે શાહ સાહેબે આ બધા ધર્મોના સારરૂપ બધા ધર્મોમાં પોતપોતાના ધર્મોના મુખ્ય ગ્રંથો હોય છે જ એવી રીતે આ સમગ્ર માનવ જાતિ માટેના આખા ભારત માટેનો એક સુંદર ગ્રંથ સ્વરૂપે એનું વિમોચન થોડા કેટલા એક બે વર્ષ થયા ત્રણ વર્ષ પર કરેલું સેકન્ડ એની એડિશન તે છે એટલે એમને એક આપજો પહોંચાડો શાહ સાહેબને લઈ તો એમાંથી ત્રણ લઈએ આપણે આજે પૂછ્યા છે તે ચાર હજાર છત્રીસ છે હું બોલું છું આત્મા વ્યવહારમાં આવ્યો છે તે જગત તેના પ્રકાશમાં ઝરકે છે તમે બોલજો આત્મા વ્યવહારમાં આવ્યો છે તે જગત તેના પ્રકાશમાં ઝરકે છે ખરી રીતે આત્માના પ્રકાશમાં આખું જગત ઝળકે છે અજ્ઞાનતાથી પોતે કહે છે કે આ શું છે એટલે પોતે દ્રષ્ટા હતો તે દ્રશ્ય થઈ ગયો આત્માની બાબતમાં આ સમજવું એ બહુ મોટી વસ્તુ છે ને જ્ઞાની વગર સમજાય તેમ છે નહીં પણ તે નિમિત્તનું ઠેકાણું પડે તેમ જ નથી આખું જગત તેથી મૂંઝાયું છે મિનલબેન ગમ્યું તમને એમાં વાત કરવા જેવી લાગે છે વધારે કાંતિભાઈ શું કે છે આજે બોલવાનું બે જગ્યાએ કેમ નથી મૂક્યું બે જગાએ છે ને હા તમારું ઉછીનું ના આપશો આ બાજુ અહીંથી આ ના જાય બે પોતાનું રાખો શું કાંતિભાઈ વાત કરવી છે આમાં એમાં જ વાત કરાય શું બરોબર લાગે છે આ નિમિત્ત શબ્દ બહુ મોટો લખ્યો છે જ્ઞાની જેવા જ્ઞાની છે અને એમના આગળ ઠેકાણું જ ના પડે એટલે નિમિત્ત વગર જ્ઞાની શબ્દ નથી મૂક્યો આખું જગત તેથી મુજાયું છે એટલે આ નિમિત્ત શબ્દ બહુ મુખ્ય છે આખું નિમિત્ત નિમિત્ત શબ્દ તો બહુ સાદો છે બધા સમજીએ પરંતુ એના મૂળ પરમાર્થમાં અને અસલ અસલ રીતે સમજવું હોય નિમિત્ત તો એ તો બહુ સુંદર એ આ ભારતની ભાષા છે બધા ધર્મોમાં છે પણ એ ધર્મોની ભાષામાં જો સમજાવવામાં આવે તો બહુ સુંદર કામ થાય નિમિત્ત નિમિત્ત એટલે કુદરતના બગીચાનું માનવ ફૂલ પુષ્પ શું ઉત્તમ શાહ જયંતિભાઈ સાંભળ્યા કુદરતના બગીચાનું કુદરતના બગીચાનું એટલે કુદરતી બગીચાનું કુદરતી બગીચાનું માનવ પુષ્પ માનવ પુષ્પ સમજ્યા કે નહીં અને માણસના બગીચાઓના પુષ્પો તો આપણે જાણીએ છીએ બધા એને કર્માય નહીં એવા રાખવા માટે કેટલા બધા પ્રયત્નો થાય છે શાહ સાહેબ શું લાગે છે આપને અને મનુષ્ય માટે આપણ સાહેબને પુષ્પ છે માણસ એમ ખોટું ના લાગે એવું કહેતો હવે મિનલ જ એમણે વાંધો ઉઠાવશે ફૂલ છો તમે કુશ હમ હમ <laughs> માનવ બગીચો છે આ કુદરતનો આ તો દાદા ભગવાને કહ્યું છે દાદાજી એક વાત કહું કુદરતના બગીચાનું માનવ ફૂલ આપણે છીએ કે નહીં એ ખબર નથી છીએ બી ખબર નથી નથી બી ખબર નથી પછી તમને મળ્યા પછી જે કંઈ થયું આટલા વર્ષોમાં એ તો તમે અમારા કરતાં વધારે સારી રીતે જાણો કારણ કે તમે બહુ જુદા લેવલથી જુઓ છો પણ હવે આજુબાજુનું વર્તુળ એવું કે છે કે તારી સાથે વાતો કરવાની બહુ મજા આવે છે તું આવે ને એટલે વાતાવરણ બહુ આનંદિત થઈ જાય છે બહુ પ્રફુલ્લિત થઈ જાય ત્યારે સમજે ત્યારે કે હા દાદા હું જ કઈક કેતા જયંતિ કાકા ના કે છે એ તો ના કે છે દાદા એ તો અમારું ઋણાનું મન જુદા પ્રકારનું છે ને એટલે હા જો સરીબેન કે છે ઘરકી મુર્ગી દાલ બરાબર કાકા જયંતિ કાકા શું થાય દાદા કહું તમને હજુ એ મારામાં છોકરી જ જોવે ફેમિલીની છોકરી જોવાનો ટ્રાય કરે એટલે તકલીફ એમને પડે છે જે દિવસથી મને ઇન્ડિપેન્ડન્ટ માણસ જોશે ને એમને તકલીફ જતી રહેશે ચંદિકાબેન સાંભળો છો કે તમારા બેનો શું સંબંધ છે મિનલબેન તમે કે કઈ રીતે મિત્રતા છે શું છે આપણા બે વચ્ચે શું છે ચંદ્રિકાબેન ડોટર સમાન છે ડોટર સમાન છે <laughs> દાદા ચંદ્રિકાબેન આવતા મને રસ્તામાં પૂછતા હતા હું તમને જેવા સમજુ છું જેવા જાણું છું એવી હું વાતો કરતી હતી પછી ચંદ્રિકાબેન મને પૂછતા હતા મારે દાદાજીને થોડા પ્રશ્નો પૂછો મેં કહું અમારે સત્સંગ એટલે દાદાજી જ બોલે ને આપણે સાંભળીએ એવું નહીં આપણને સમજ ના પડે તો આપણે દાદાને પૂછાય અને દાદાજી આપણને આપણા પ્રશ્નનું જે કંઈ આપણી અંદર હોય એનું સમાધાન આપણને મળે એટલે મેં કહું હું તો દર વખતે જઉં એટલે મારો સ્વાર્થ સમાધાન લઈને પાછા આવવાનો હોય એમ એટલે એ મને પૂછતા હતા કે મને પ્રશ્ન છે તો હું પૂછું મેં કહું તમે જરૂર પૂછજો જરૂર પૂછજો હા પછી જ્યારે પણ પૂછવાનું થાય ત્યારે સમજાયું એમને અહીંયા ખુરશી મૂકી હોત ને સારું વળત અહીંયા આ બાજુ અહીંયા નજીક ઘણી સારી વળત એટલે અહીંયા અહીં મુકાય ને ત્યાં વાંધો નથી એટલે જરાક વાતો સરખી થાય જો હું બતાવું એ મૂકો અહીંયા આ શૈલેષભાઈ બેઠા છે ને ડોક્ટર ના અડીને થોડું મને દેખાય બસ બસ બસ પૂછી થોડુંક આગળ રાખો બસ બસ એટલે આપણે વાતો સરખી થાય એમને પાણી એમના માટે તમારી પાસે રાખજો નજીક હા તો આત્મા વ્યવહારમાં આવ્યો છે બહુ મોટી વાત છે આત્મા વ્યવહારમાં આવ્યો છે એ આત્મા વ્યવહારમાં આવ્યો છે એ કયું શું સૂચવે છે કે કુદરતનો માનવ બગીચો છે એ માનવ બગીચામાં એ જે વ્યવહારમાં જે માનવ આવ્યો તે માનવ આત્મા એ વ્યવહારમાં આવ્યો છે સમજાયું આ માનવ વિશેની વાત છે ખાસ તો એ બીજા માટે નહીં એવું નહીં પણ મુખ્ય માનવ મનુષ્ય આત્મા વ્યવહારમાં આવ્યો છે તે જગત તેના પ્રકાશમાં ઝળકે છે તો જગત ઝળક્યા જ કરે ઝળક્યા જ કરે પણ જગતને ઝળકવા માટે સામે એ વસ્તુ હોવી જોઈએ કે જેમાં ઝળકે કે ના હોવી જોઈએ આ વાત છે અરીસામાં દેખાતું દ્રશ્ય સામે હોવું જોઈએ તો અરીસામાં ઝળકે અને અરીસો હોવો જોઈએ સામે એકલી દેખાતી વસ્તુ હોય અને અરીસો ના હોય તોય કામ નહીં ચાલે અને અરીસો એકલો હોય ને દેખાતી વસ્તુ ના હોય તોય કામ ના ચાલે ખરી રીતે આત્માના પ્રકાશમાં આખું જગત ઝળકે છે હકીકત સ્વરૂપે જુઓ એટલે આત્મા એ સમજાયું શું છે કે આત્મા પ્રકાશ જ છે પેલો અરીસો છે એ તો મનુષ્યકૃત છે આખો પરંતુ આત્મા શું છે એ તો આત્મા જ છે એટલે એ પ્રકાશ છે પ્રકાશ એટલે આત્માના પ્રકાશમાં એ પ્રકાશ હોય તેમાં જગત ઝળકે છે શાહ સાહેબ આ પ્રકાશ અને પેલો માનવનો બનાવેલો અરીસો તે સ્થૂળ એની ઉપમા છે અને આ પ્રકાશ જે છે તે સૂક્ષ્માથી સૂક્ષ્મ છે એવી રીતે કામ કરે એટલે એ પ્રકાશમાં ઝળક્યા કરે છે પ્રકાશ ના હોય તો ના ઝળકે જગત સમજાય છે આ તો આપણે કોઈને પ્રશ્ન થાય કે રાતના અંધારામાં અને એ પણ કૃષ્ણ પક્ષનું અંધારું હોય રાત્રિનું ઘેરું અંધારું કેટલું બધું હોય તો કેવી રીતે ઝળકે તો એ તો ઝળક્યા જ કરે કારણ કે વ્યવહારમાં આવ્યો છે ને આત્મા આત્મા વ્યવહારમાં આવ્યો છે ને એટલે અહીંયા કહ્યું કે ખરી રીતે આત્માના પ્રકાશમાં આખું જગત ઝરકે છે આપણે નિંદ્રામાં હોઈએ ગમે તમે પણ એ તો રહ્યા જ કરે અજ્ઞાનતાથી પોતે કહે છે કે આ શું છે એટલે જે ઝળકે છે એને કહે છે કે આ શું છે એટલે બહાર નીકળીને એના એ રૂપ થઈ જાય છે જે ઝળકે છે તે રૂપ થઈ જાય છે એટલે કે પોતે દ્રષ્ટા હતો એટલે પ્રકાશ જે પ્રકાશે કરીને પ્રકાશતો તો એટલે પ્રકાશતી વખતે માનવ અને એમાં ઝડપતી વસ્તુ દ્રશ્ય એ બે નોખા છે તેમાં જો પોતે સમજી જાય કે આ પ્રકાશ તે હું છું અને એ સમજ મળે તો તો તરત જ એ હું પ્રકાશ સ્વરૂપે જેમાં ઝળકે છે તે આ દ્રશ્ય છે એને એનો દેખનારો થાય આ પ્રકાશ સ્વયં દેખતો નથી પરંતુ એ દ્રષ્ટા સ્વભાવ છે એનો એટલે કે એની હાજરી જ છે વ્યવહારમાં આવ્યો છે એટલે એટલે હાજરીને કારણે સહજ સ્વરૂપે સહજ સ્વરૂપે આત્મા જ્યાં જ્યાં હાજર છે તે બધું જ અંદર પ્રકાશતું જાય પરંતુ સમજ નથી કે આ શું છે એટલે કે છે આ એને આશ્ચર્ય થાય છે એટલે થતાની સાથે જ એ આખો ભ્રાંત થઈ જાય છે ભ્રાંત કારણ કે દ્રશ્યમાં બુદ્ધ ભળી ગયો છે દ્રષ્ટા અલગ છે બે નોખું છે છતાં ભળી ગયો એટલે કે દ્રશ્ય નો દ્રષ્ટા હોય હોવાની જગ્યાએ દ્રશ્ય તે જ હું છું એવું પોતે પ્રકાશ તેમાં એ કહ્યું પ્રકાશ પ્રકાશની જગ્યાએ જ રહે છે પાછું એમાં કશું જતું નથી જેમ સ્થૂલ ઉપમા છે અરીસાની ને અરીસામાં દેખાતી વસ્તુની કે બે પોતાની જગ્યાએ જ રહે છે વસ્તુ અરીસામાં ભરી જતી નથી અરીસો વસ્તુ સ્વરૂપ થઈ જતો નથી એકાએક એકાકાર જો નોખું જ રહ્યા કરે છે એવી રીતે આ છે એટલે પોતે દ્રષ્ટા હતો તે દ્રશ્ય થઈ ગયો એટલે દ્રશ્ય એકાકાશ આત્માની બાબતમાં સમજાવવું એ બહુ મોટી વસ્તુ છે ને જ્ઞાની વગર સમજાય તેમ નથી એટલે અમનું લાયસન્સ કોની પાસે તો કે જ્ઞાની પાસે લાયસન્સ પણ તે નિમિત્તનું ઠેકાણું પડે એમ નથી હવે લાયસન્સ ધારી કોણ છે તો કે નિમિત્ત હોય તો જે બની શકે નિમિત્ત સમજાય છે નિમિત્ત એટલે કમિશન નહીં ખાનારો શું બોલો ને એમને આપવા બોલવાનું તમને શું લાગે છે મોટેથી બોલો હજુ આમ રાખજો સાચું લાગે સાચું લાગે છે નિમિત્ત એટલે કમિશન જરાય ના ખાય કોઈ બાજુ કમિશન નહીં ન્યાયાધીશ પોતાની ન્યાય કરવાની આસનમાં બેઠા હોય અને એમને ન્યાય કરવાનો બે પક્ષમાં બંને પક્ષનું સાંભળે બંને પક્ષકારોના વકીલોને સાંભળે બધું કરે અને બધું જોઈ અને તારણ કાઢી તટસ્થપણે કે આમાં સાર સ્વરૂપ ન્યાય સ્વરૂપ શું છે સમજો એટલે આપણે મનુષ્ય બેઠા છે મનુષ્યની ગોઠવણી છે આ તો એમાં પણ બધા એમની પાસે જાય છે એટલે એમની પાસે શું અપેક્ષા છે કે આ તટસ્થ ન્યાય કરે તટસ્થ ન્યાય કરે બંને પક્ષોને પક્ષકારો તરીકે એમ જ લાગે કે એ મારો પક્ષ લેવું નહીં પણ સાચો ન્યાય કરે હું સાચો છું બંનેને પોતપોતાની રીતે સાચું લાગે છે અને એમાંથી તારવણી કાઢીને એમને કહેવાનું છે અને અહીંયા નિમિત્તનો અર્થ તો બહુ મોટો છે શાહ સાહેબ નિમિત્તનો અર્થ નિમિત્તનો અર્થ બહુ મોટો છે એ નિમિત્ત એવું હોય કે જે જરાય કમિશન ના હોય ખાતું હોય તો જજ શું કમિશન ખાતા હશે ના ખાય નહીં તો આખો સમાજ અને બધો વિશ્વાસ ખલાસ થઈ જાય બધાનો ખરું કે નહીં અને ચાલે છે બધું જ ચાલે છે ભલે કાર છે કાર કારનું કામ તો બધું ચાલ્યા કરે છે એ પ્રમાણે પણ આજે પણ એ વ્યવસ્થા સુંદર ચાલે છે તમે જોજો આખા વિશ્વમાં તો આ તો કુદરતના ન્યાયમાં અને એમની ન્યાય વ્યવસ્થાઓમાં આ બધું કામ થવાનું એમાં નિમિત્ત કેવું હોવું જોઈએ કહો સમજાયું એટલે બે પક્ષકાર હોય તો પણ એ બે સાચા છે એવું કહે નહીં શું કહ્યું બે સાચા છે એવું કહે નહીં કારણ કે એમને કહેવાનું છે જ નહીં એમને મનુષ્યનો ન્યાય તોડાય છે એવી રીતનો ન્યાય તોડવાનો હોતો નથી એમની નજરમાં બંને સાચા છે પણ વ્યવહારથી એ વ્યવહારની નજરોમાં જે છે તેને તે પ્રમાણે તે છે અને એમનું માન્ય રાખે છે બસ બીજું કમિશનમાં બે જગાએ સાવકાર અને ચોર તો વ્યવહારના માનવ કાયદામાં અને માનવ જગતમાં માનવની ન્યાયની ભાષામાં માનવ જગતની ન્યાય દર્શની એમાં તો આવી રીતે જ આવે કે બેમાંથી એકને નક્કી કરવું જ પડે નક્કી કરવું પડે કે આ શું છે સમજે સાચું આ સાચું આ એટલે એમાં એક બાળક છે અને બાળકને એની સાચી માના આગળથી જ જેને જોયે છે કે એને બાળક નથી લઈ જાય છે અને પેલું છે આમ પછી ખબર પડે છે કે આ છે અને માને તો પોતાનું બચ્ચું ખબર પડી જાય ગાયને પણ એના વાછરડા બધા હોય બધા જુદા જુદા હોય તો ખબર પડી જાય એને એમાં આપણે તો બાળપણમાં શીખેલા ને બધા તે બે જણાનો કેસ કિસ્સો થાય છે તો બે પક્ષ તો પડી ગયા ને એક બાળકને બે માં એવું સાંભળ્યું છે મિનલબેન તમે હા હે તમે સાંભળ્યું નથી એ તમે ભણવામાં આવ્યું નહોતું શાહ સાહેબને તો આવ્યું હતું રાખો ને તો બોલવાનું જોડે જ રાખવાનું આપણે ભણવામાં આવ્યું હતું ને એવું બેમાં ન્યાય કરવા માટે જાય છે ને કે ભાઈ અમારો ન્યાય કરો બેવ કહે છે કે આ બાળક મારું છે પેલી કહે છે આ બાળક મારું છે તમે કેમ બોલતા નથી સાહેબ નથી જાણતા તમે ના ના ના ના આ તો માયો છે બે એક બાળકની બે માં અને બે એનો દાવો કરે છે કે આ મારું હે ન્યાય આપે છે એટલે કિંગ સોલોમનની વાત છે ના ના એમ નહીં એટલે એ કે વિચાર પડી જશે કોને કેવું આ તો પછી એ તટસ્થ હતો એટલે કોઈ કમિશન કશું એને નથી સમજ્યું એટલે તો વાઇઝ ગણાતો હતો ડાયો સોલોમન કિંગ સોલોમન હમ કિંગ સોલોમન એટલે આ કેવી રીતેનો ન્યાય કરવો તો તરત જ કાંઈ નહીં ચાલો બંને જ પક્ષે બંને પોતાના સાચા માને છે અને બધા સાચા એમને સાચા મારીને ન્યાય માટે આવ્યા છે તો એક કામ કરો ચાલો આ બાળક લાવો અને બરોબર એના બે સરખા ટુકડા કરો અને બંનેને આપી દો એટલે બંને રાજી થઈ જાય તે તરત જ તો એમાં સાચીમાં એકદમ ભડકી ઉઠે છે કે ના નહીં નહીં મન નથી તો બાળક આપી દો કે છે ને આપી દો કે છે પછી કિંગ સોલોમન કે છે હા તો સાચો ન્યાય થઈ ગયો કે આ બાળક તમે લઈ જાઓ સાચીમાં નીકળી તો ત્યાં કમિશન ક્યાં ખાધું હમ તે દાદાનો ન્યાય આવો હતો દાદાનો ન્યાય હિંસક નહોતો અહિંસક ન્યાય હતો પણ એમનામાં નિર્દોષ નિર્દોષ ભાવે પણ ગુનેગારને હિંસાનું ફળ મળી જ જાય છે એટલે પોતે અંદરથી બહુ કચવાય છે એ છે તે એવી સ્થિતિ મૂકી દે છે એમને અને પછી બંધ થઈ જાય છે અને પછી ત્યાં પૂછવામાં આવે કે સાહેબ આટલું મોટું કર્યું તમે ન્યાય તો સંભળાયો ને કે થઈ ગયો ને હા કે એને આવું કહ્યું એટલે એટલા વખતમાં તે તો એને સજા બધી ઘણી ભોગવી લીધી એ સજા થઈ ગઈ છે એને કહે છે શું સાહેબ સાહેબ જાણો છો કે નહીં તમે શું છે બોલતો બોલો ને ના ના દાદાનો ન્યાય દાદાનો ન્યાય તો દાદા કોઈને પણ નાકૂસ ન કરે એટલે આવી વાત છે સમજાયું એટલે નિમિત્ત ઉપર આપતો નિમિત્ત ઉપર વાત થાય છે આપણી નિમિત્તનું ઠેકાણું પડે તેમ છે જ નહીં એટલે કુદરતના માનવ બગીચામાં નિમિત્ત સ્વરૂપ એક માણસ એક ફૂલ ખુલે ને તો એ ફૂલથી તો કેટલા બધા સુવાસ મચી જાય અને કામ થઈ જાય આજે પણ જોઈએ છીએ આપણે આજે પણ જોઈએ છીએ અમેરિકા હોય તો શું કોઈ પણ હોય તો અહીંયા પણ બિહાર ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવું ત્રણ ત્રણ સ્ટેટ છે એવા માગે છે એવું રાવ સાહેબને માગે છે એટલે સાંભળો છો કે જયંતિભાઈ કયા આપણા બિરિયોક્રેટ રાવ જે એક વખતના સુરતના કમિશનર હતા એટલે કોઈ નથી જાણતું બસ તારે એ બહુ ડિમાન્ડમાં છે અત્યારે એટલે આવી રીતે ડિમાન્ડમાં આવી ગયા છે હવે સંખ્યા તો છે જૂજ છે ડિમાન્ડ રહે નહીં તો શું કે સમજાય છે આ ત્રણ સ્ટેટ ડિમાન્ડ કરે છે કે તમને સુરત જેવું અમને કરી આપો અમારું બધું અહીંયા આગળ અને એમને તૈયારી એ બતાવી છે હું એકલો થઈને ત્રણેય સ્ટેટને પહોંચી વરીશને કરી આપી જાઉં પણ એમનામાં આપણે એ થાય તો ને સમજાય છે તો કોની કલ્પનામાં તો સુરત આવું થઈ જશે સુરત વાળા આવ્યા છે કોઈ કોણ છે રાજેશ લાકડાવાળા કોણ હે તો ઉભા થઈને બોલો ને બોલે સંભળાતું નથી એ તો હાથે હાથે આપી દેશે ભલે આ હું દોડવાની જરૂર જ નથી અથવા તો પહોંચી જાય છૂટું માઇક છે કે કયું છે કે હે તો તો સવાલ ક્યાં છે મોટેથી બોલો રાવ સાહેબે સુંદર કામ કર્યું હતું હે રાવ સાહેબે સુંદર કામ સુરત માટે કર્યું હતું સુંદર કર્યું કે અતિ સુંદર કર્યું અતિ સુંદર તમે તો જાણો છો ઇન્ટિરિયર ડેકોરેટર છો બધા એમને સુરતને ડેકોરેટ કર્યું હા કર્યું હે કર્યું ને બરાબર આટલું ઢીલું કેમ બોલો છો તો બરાબર કર્યું દાદા તમે પહેલાનું સુરત જાણતા હતા હા જાણતો હતો કેટલું સરસ હતું ના સરસ ના હતું આવી વાત છે અમારા ઉત્તમભાઈ સાહેબ જાણે છે કે સુરતના બે પ્રખર પુરુષો આવ્યા ચેમ્બર ઓફ કોમર્સના ખરું સાહેબ એ પાછું મોકલાવી દો અહીંયા આગળ આગળ એક કે મોકલો પહોંચાડી દો આવ્યા કે નહીં કોણ હતા ચેમ્બર ઓફ કોમર્સના જે પાસ પ્રેસિડેન્ટ અને ચેમ્બર ઓફ કોમર્સના અત્યારે પ્રેસિડેન્ટ પ્રેઝન્ટ પ્રેસિડેન્ટ કોણ છે એ નાણાવટી સાહેબ ના પ્રેઝન્ટ તો પેલા બંગા બંગોલી છે જે બેંગોલી જે થાય છે એ હવે આવશે હા ભટ્ટાચાર્ય ભટ્ટાચાર્ય રાઈટ બંને જણા પાછા અને બંને પીએચડી છે ખરું હા બંને ભટ્ટાચાર્ય પીએચડી છે અને બે નહીં ખરા પેલા પેલા લગભગ પીએચડી નથી અને પેલા હતા તે શાહ કેવું નાણાવટી સાહેબ નાણાવટી નાણાવટી શું કહેતા હતા એટલે એ જે ભટ્ટાચાર્ય છે આખો સુરતને ગ્લોબલ સિટી અને જે યુનાઇટેડ નેશન્સ છે એક જે એડોપ્ટ કરે છે આખી વર્લ્ડ એ ટાઈપ સિટી એડોપ્ટ કરીને ડેવલપમેન્ટ થાય એક મોડલ સિટી બને એમાં એ જે કાર્યવાહી છે એના માટેની ઇનિશિયેટિવ છે એમનો અને એને પૂરો કરશે અને બીજા દિવસે અમને ત્યાં કંઈક પેલી કયા પેલા અમેરિકાના પ્રેસિડેન્ટની પેલી જે છે ને વાઇસ પ્રેસિડેન્ટ એની બધી ટીમ આવવાની હતી એટલે સુરત માટે કહ્યું હતું ચંદ્રિકાબેન સમજ્યા માનવામાં આવે નહીં એ પહેલાં સુરત હતું ને તે આ પગને બહુ હેલ્ધી કરી નાખતું હતું એ પગને પગને હેલ્ધી થઈ જાય કેવડો થાય હાથી હાથી જેવો થઈ જાય હાથીના પગ જેવો એટલે હાથી પગો કે એમને તે સુરતની ખાસિયત હતી એટલે રાજેશ ખરું કે હા કે છે પેલા સુરતને બહુ સુરત કહેતા હતા અત્યારે સુરતને ખૂબ સુરત કહે છે <laughs> એ રાવની ડિમાન્ડ બહુ છે સાહેબ રાજેશભાઈ આ ત્રણ સ્ટેટો તો માગી ચૂક્યા છે હવે બિહાર માગે તો આપણે આશ્ચર્ય ના થાય હે જે બિહાર જાપાનને બિહાર કરી દેવા એવા હતા શું કહ્યું એમની આગળ પ્રસ્તાવ આવ્યો કે તમે એમને બોલાવો તો અમે તમને અમારે જાપાન જેવું કરી નાખીએ બિહારને કે શું વાત કરો સાહેબ અમને બોલાવો તો અમને તમને બિહાર કરી નાખી એ પેલા પાસ્ટ સાહેબ હા હવે બિહાર હવે જો આવું થાય શું અને ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ બહુ સમજવા જેવું છે એટલે આવું નિમિત્ત નિમિત્ત અધ્યાત્મમાં કમિશન કોને કીધું એમાં આ તો આપણી માનવની ભાષા કહીને માનવના વ્યવહારમાં વાત કરી જ્યારે પેલી તો વાત એવી છે કે મુક્ત જીવનની વાત છે અને મુક્ત પુરુષ જ કરી શકે મુક્ત જીવનની વાત માટે એટલે એમની આગળ કોઈ પણ આવે મુક્ત હોય કે ના હોય કોઈ પણ આવે બધા આગળ સરખો ન્યાય થઈ જાય કારણ કે એમને કમિશનર જ નથી ને કુદરતની બધી સત્તા એમની પાસે હોય કુદરતની સત્તા કોને આપવામાં આવે અને અહીંયા આગળ આ સત્તા આપવામાં આવે છે ન્યાયાધીશોને તો એ સત્તામાં પણ સત્તા આપવામાં આવે છે કે એમને પોતે સત્તા લીધી છે હાથમાં શું ધીમે તો બોલો છો જાણે તો આટલા બધા બેઠા છે એને તો એ વાત છે એક જ સત્તા આપવામાં આવે છે ઉત્તમ શાહ શું કહો છો પણ લોકો તો સમજે છે ને કે અમારા અમારા બધાના છે આ તો સત્તાધીશ સત્તા સત્તાધીશ પાસે સત્તા ના હોય એ ન્યાયાધીશ છે બે પક્ષનો બધો ઉલ્લેખ કરે આ પક્ષ આમ આમ કે છે આ આમ આમ કે છે માટે આ બધા પુરાવાને આધારે આમ છે પોતાની સત્તા ના વાપરે એ ક્યારે ક્યારે આપણે ત્યાં જહાંગીરી ન્યાય કહેવાતો હતો ખબર છે કોઈ ખબર જ નથી કોઈને અને ન્યાયમાં રાજાનો દીકરો હોય પ્રિન્સ આવે તો કે કંઈ નહીં એને આની સજા તો સજા એ મોત બધા એવા કેટલા કોણ હોય એટલે તો કહ્યું ને પણ તે નિમિત્તનું ઠેકાણું પડે તેમ જ નથી તો આ તો મનુષ્ય માનવ સમાજની વાત થઈ અને આ તો ભગવાનના દરબારની વાત થાય છે તો ભગવાનની દરબારમાં આખી ભગવત સત્તા બધી કોતા હાથમાં આવે તો શું એ વાત બહુ સમજવા જેવી છે બહુ સમજવા જેવી છે એમની જોડે રહેનારા હોય એ વ્યવહારથી હોય વ્યવહારના હોય બધું હોય બધા એમને કહે એ બધા ન થઈને રહે અને છતાંય અંદરથી કોઈના ના હોય બધા માટે હોય તો જે અંદરથી કોઈના છે ના હોય એવી રીતે રહી શકે હજી બતાવવાનું હજુ વધારે બતાવું ત્યાર પછી ચંદીકભાઈ ખબરો છો હા તમને એ જગ્યા પર મૂકી દેવામાં હોય તો તમારે તો સમજાય એ રહી શકાય એવું એટલે કે ઠેકાણું પડે એવું નથી સાહેબ શું કે છે હા અરે છૂટા થયા પછી પણ ઠેકાણું પડવું મુશ્કેલ છે નિમિત્ત શબ્દ એ સાદો નથી શબ્દ તું સમજી મિલન દાદાજી આમાં એક પ્રશ્ન એવો આવે બોલ કે તટસ્થતા જબરજસ્ત હોય ત્યારે એ સ્થાને સ્થાને હોય અથવા એ દશા તો દાદાજી એ અંદરથી જગત સાથેનું જે લેવા દેવા અથવા તો અંદર સાથેનું આમ ક્રૂડલી કહીએ તો આપણે કે ભિખારીપણું કે કઈ કમિશન જોઈતું હોય એટલે ઇનર વે તો ભિખારીપણું થયું ને દાદાજી અંદરનું તો એ દાદાજી સંપૂર્ણપણે ખાલી થઈ જાય એ આખું કુદરતી રીતે પ્રોસેસમાં છે એટલે હું સીધો પ્રશ્ન પૂછું એમ કહું છું તમે તટસ્થતાની વાત કરી સંપૂર્ણ તટસ્થ તો પણ એ યથાર્થ નિમિત્ત ન કહેવાય એ નિમિત્ત ખરું પોતાના માટે નિમિત્ત ખરું પણ સર્વમાન્ય નિમિત્ત ન થાય સર્વ માટે નિમિત્ત બહુ મુશ્કેલ પડે સર્વમાન્ય નિમિત્ત તેને જ નિમિત્ત કહેવાય છે માન્ય એટલે કે એને કઈ વોટ લેવા જવાના હોય ના એટલે એ નિમિત્તને તટસ્થ ના કહેવાય પણ સહજ કહેવાય સહજ સહજ એટલે સહજ એટલે સહજ પુરુષ પુરુષ માટે સહજ શબ્દ વપરાયેલો છે શું કહ્યું પુરુષ માટે સહજ શબ્દ વપરાયો જે અબલાઓ અબળાઓ આગળ સબળ સ્વરૂપે છે કેવા અબળાઓ આગળ સબળ સ્વરૂપે છે સબળ સબળ અને સબળાઓ આગળ અબળ સ્વરૂપ છે સબળાઓ આગળ અબળ સ્વરૂપ પણ એમની હાજરી એ જબરાઓને અંદરથી થથરાવે રાઈટ સમજે સમજાઈ ગયું નિમિત્ત કહેવાય સમજાઈ ગયું નિમિત્ત કહેવાય એટલે સહજ કહ્યું એમને સહજ પુરુષ એટલે સહજ શું છે તો કે આત્મા તો સ્વભાવથી સહજ છે તો આ જગત ઝળકે છે જગત એટલે આ શરીર ને બધું જ મનમાં વિચાર આવે તે ઝળકે બધું જ ઝળકે એ તો સમજે તો બીજું જગત આપણે એમ જ કહે છે કે આ બધું છે જગત આ વાત સમજવાની એટલે આત્મા અને શરીર આટલું નજીક નજીક જોડે જોડે છે છતાં પણ આ એક ઝળકતું અને એક આજે એને દેખતું જે પ્રકાશમાં ઝળકે છે એ પ્રકાશ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે એટલે એને પ્રકાશે છે એ ઝળકે છે અને પ્રકાશે સમજવાનું સમજ્યું ત્યારે આ છે કે અમે એવું નથી કે અંધારામાં ના હોય સમજ્યું નહીં તો જગત જ ના કહેવાય જગત જ કહેવાય નહીં આત્માની હાજરી છે એટલે અંધારું અને પ્રકાશ એ તો મનુષ્યની ભાષા છે શું કહ્યું હા એટલે કહ્યું ને પણ આ સમજાવવું બહુ મોટી વસ્તુ છે અને જ્ઞાની વગર સમજાય તેમ નથી આખું વિજ્ઞાન છે તો બહુ મોટું પણ તે નિમિત્તનું ઠેકાણું પડે તેમ છે જ નહીં આખું જગત તેથી મૂજાયું છે આખું જગત અને આ વખતે તો બુદ્ધિ જે ચાલે છે ચાલે છે ચાલે છે એને સમજવા માટે મૂંઝવણ શું છે એનો ઉકેલ લેવા માટે આખું જગત એની પાછળ પડ્યું છે આ ભારત આખું બધું સાથે બધા જ આવી ગયા એટલે એ સૂત્ર ગમ્યું બધા ચંદ્રિકાબેન હમ આપતો સૂત્ર અને કે આમાં એટલું મોટું શાસ્ત્ર છે સમયેલું ગમે તેટલું આપણે એનો સમય આપીએ તો ઓછો પડે શાહ સાહેબ ચાલો બીજું બીજું આપતા સૂત્ર લઈએ કે બીજું આપતા સૂત્ર નંબર ચાર હજાર એકસો ને નવ્યાસી બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી એ આત્માની નિંદા કર્યા બરોબર છે બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી બોલો તે આત્માની નિંદા કર્યા બરોબર છે આત્મા શું પરમાત્મા ના એ તો હું તો બોલું છું આમાં નથી સૂત્રમાં એ તો જાણીએ છીએ આપણે બધા અને એ પરમાત્માની આત્માની વાત આવી જોયું ને એટલે બુદ્ધિથી પરમાત્મા સંબંધી નહીં કહ્યું બુદ્ધિથી બુદ્ધિની વાતો કરે એનો વાંધો નથી લીધો એમને લીધો છે ના સમજી હા પણ બુદ્ધિથી પરમાત્માની વાત ના કરાય ભાઈ શું કહો છો બિલકુલ પક્કું સાહેબ બરોબર છે આ બહુ મોટી ચેતવણી છે ગંભીર ચેતવણી છે આ ઉત્તમ શાહ દલપતભાઈ ખબરો કે બહુ મોટી ચેતવણી છે બધા માટે ચેતીને ચાલવાની આત્મા સંબંધી જાણકારી મળી ગઈ હોય સ્વાદ આવ્યો છે અને એ પરમાત્મા સ્વરૂપે યાત્રામાં પ્રયાણમાં છે છતાં પણ શરીર છે અને શરીરનો વ્યવહાર છે એ શરીરના વ્યવહારને કારણે વચમાં બુદ્ધિ કામ કર્યા વગર રહે જ નહીં એ બુદ્ધિ શું છે કે એ શરીર પક્ષવારી છે શું કહ્યું એટલે રે તો રહ્યા જ કરે પણ આત્માનું પ્રાપ્ત થયું આનંદ આવે બધું છે એટલે એ આપણે કેવી રીતે આપણી પક્ષી પક્ષું કરી લઈ શકશે પણ છતાંય દરેકે પોતે પોતાનો અનુભવ પ્રમાણી લેવાનો અંદર સમજીને આટલી વાત છે સમજ્યું એટલે પરમાત્માની સીધી વાતને આ વિજ્ઞાન છે આખું આત્મા અને અનાત્મા બેનું વેદાંકનવાળું આત્મા આત્મા દ્રષ્ટા સ્વભાવ જ્ઞાતા સ્વભાવ દ્રષ્ટા એટલે જોનારો જ્ઞાતા એટલે જાણનારો અને શરીર જે છે કહ્યું તો કે દ્રશ્ય સ્વરૂપ અને જ્ઞેય સ્વરૂપ દ્રશ્ય સ્વરૂપ છે કે દ્રષ્ટામાં પ્રકાશમાં દેખાતું અને જ્ઞેય સ્વરૂપ શું કે જ્ઞાન પ્રકાશમાં જણાતું જણાતું સમજાયું એવું એવી રીતે છે એટલે સમજીને મૌન થવાની વાત આવે છે એવું કઈ કોણ એસએમ શું કહ્યું સમજીને મૌન થવાનું કે છે સમજીને મૌન થવાનું કે છે એ બધી વાત સાચી મૌન પશુ કોણ થવાથી ના થવાય બોલીને જ મૌન થવાય આપણે એવું કહેવા વાણી વગર તો મૌન આવે જ કઈથી મૌન કોને કહ્યું આ તો માલિકી વગરની વાણી એવું કે છે માલિક બનાથી છૂટ્યા વાણીથી એને મૌન કે છે શું શું એટલે આ ધ્યાન નથી આપણું જેમ ધ્યાન રાખવાનું મને પૂછ્યું કહો જેમ ચલતલ હવે આપતા પુત્રો હું તો પૂછ્યું જે કહો જે તે કહો મને મને જરા ચોખ્ખું નથી દાદાજી એમણે કહ્યું માલિકી ભાવ વગરની વાણી એટલે મૌન એમ પૂછે છે શું કહો મને સમજાવો એમ પટેલ સાહેબ એવું કે છે માલિકી વગરની વાણીને મૌન કહ્યું હવે પાછું તમે બધા ઊંડા જાઓ છો કહું છું કે બોલતા બોલતા હોય મૌન હોય નહીં તો મૌન કહેવાય જ નહીં એટલે આપણે બોલવાની મૌન બે ભાષાઓ આપણે અહીંયા આપણે સમજીએ છીએ એ રીતે બુદ્ધિની ભાષા છે બધી હવે પાછું રિયલ વ્યૂ પોઈન્ટ લાયા પણ વચમાં એજન્ટ હોય જ પેલો એજન્ટ છે ને જોડે અંદર હવે એટલે આપણે ખોરી કાઢવાનું એને અને ખોરી કાઢશો એટલે કે આ મૌન થઈ જવું મૌન કોને કહો છો તમે બોલાતી વાણીમાં પોતે હાજર જ ના હોય નહીં તો મૌન કહેવાય જ નહીં નહીં તો જગતની ભાષાનું મૌન બરોબર છે તમે કહો છો એ બધી પછી આ સમજાય એટલે આપણે બધું બોલીએ આપણે એ તો સમજણ વિજ્ઞાન સમજવા માટે પણ વિજ્ઞાન પછી અને અનુભવ પ્રમાણ થવાની જરૂર છે અનુભવ પ્રમાણ થવાની જરૂર છે નહીં સમજાયું એવું કે છે એટલે એટલે બુદ્ધિથી એ વાત એટલે પરમાત્મા સંબંધી વાત કરવી એટલે કોઈ પણ સત્સંગ થાય તો સત્સંગ થાય તો બીજું શું થાય તમારાથી બીજી કઈ વાત કરશો તમે આ વાત છે પરંતુ હું અંદર ના હોય તો જ બુદ્ધિનો પક્ષ નથી એવું થઈ શકશે હું ના હોવો જોઈએ હું સત્સંગ બાકી વ્યવહારમાં આજે પણ બીજા સાંપ્રદાયિક ધર્મોમાં શું કે વ્યવહારમાં સમાજમાં કે શિક્ષણમાં કે બધી જ રીતે જે બને છે તે વસ્તુ જુદી બને છે અને પરમાર્થથી જે બને છે બહુ જુદી બને છે પરમાર્થથી એટલે બહુ મોટું બોધ છે આમાં તો ઘણો જ મોટો બોધ છે હમ એટલે તે વખતે તમારી ઉપયોગને ને ઉપયોગની ગોઠવણી કેવી હોય અને ગોઠવણી પ્રમાણે તમે નથી જ અંદર ચાલવા દો એટલે એને તો ઘણી ઘણી પ્રેક્ટિસ પછી થાય છે એકદમ તો થાય જ નહીં આ શરીર સાથે રહીને ઘણી કરવી પડે પ્રેક્ટિસ ચર્ચિલ પહેલા એના ભાષણમાં ફેર ગયા અને યુદ્ધ ચાલતું હતું અને છતાં એમને કહ્યું કે નહીં તમે છો બીજું કોઈ છે નહીં તો પછી ગયો ગભરાઈ ગયો હરશું અને મન પોસાય નહીં અને પાછું મારે જવાનું છે બીજા દિવસ તો રાતે રાતે એને કરી અરીસામાં હામો ઉભો રહીને ચર્ચિલ મટી ગયો અને બધાએ એને વિશ્વામૃત્યો તે થઈ ગયો હોય અને પછી બીજે દિવસે કહ્યું અને એવું સુંદર બોલ્યો અને એનાથી પાણી નીકળી અને પછી કહે છે સાઈન આપી તા એ તારે થાય છે એમ નથી થતું આ તો વ્યવહારની વાત કરી બહુ સ્થૂળ સ્થૂળ અને અહીંયા આગળ તો પરમાત્મા અને આત્માની વાત આવે છે અને એની વચ્ચે આ બુદ્ધિ બોલો સમજાયું આ વાત છે નિશ્ચય અને નિશ્ચય બળ એ તો કામ કરે જ પણ સાથે સાથે વ્યવહારમાં પણ એ વ્યવહાર વ્યવહારના નિશ્ચય પ્રમાણે પાછો વ્યવહાર કામ કરે આવી વાત છે એટલે નિશ્ચયભર કોમન છે બંનેમાં કોમન ફેક્ટર છે શું કહ્યું નિશ્ચયભર કોમન ફેક્ટરમાં છે પરંતુ આવી રીતે આ વિજ્ઞાનમાં આત્મા અને અનાત્મા સંબંધીની વાતો કરવામાં વ્યવહારમાં નિશ્ચયભર જે છે તે કેવું ને કેટલું અચલ છે જોવાની જરૂર છે વ્યવહારમાં નિશ્ચયનું બળ વ્યવહારમાં નિશ્ચયનું બળ અને ક્યારે થાય કે નિશ્ચય જે મૂળ નિશ્ચય સ્વરૂપ છે આત્મા તે પોતે તે નિશ્ચય સ્વરૂપે નિશ્ચયમાં જેટલો અચળ હોય એ પ્રમાણે ત્યાં આગળ ત્યાં હોય એટલે અચળતા અહીં કે વ્યવહારમાં એ અચળતા તમને જરૂર એનો લાભ મળે પણ વ્યવહારે વ્યવહારે કરી નિશ્ચય કરવો જ પડે કરતા ભાવથી છૂટ્યા છે તો પણ શાના માટે કે અકર્તા સ્વભાવ મળ્યો છે એ કરતા સ્વભાવમાં રહેવા માટે એટલે વ્યવહારનો નિશ્ચય કરો એટલા માટે વ્યવહારમાં આજ્ઞા મૂકે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ આપણને બુદ્ધિથી બુદ્ધિ તો એનું કામ એનું કરે કારણ કે એ તો કુદરતી છે શરીર જોડે જોડેલી છે એ તો કામ કર્યા જ કરવાની બધા વ્યવહારોમાં રહ્યા કરશે દરેક તરત જ એ મૂવીને કરશે એમાં આ વાત સમજવાની છે સમજાયું કોઈ પણ રીતે આપણા હાથમાં લગામ હાથમાં ના આવી જાય કોઈ પણ પ્રકારની વ્યવહાર બાબતે કોઈ પણ પ્રકારે ત્યારે એ કામ થાય ભાઈ એટલે તો પોતે પોતાનો જ હિસાબ રાખવો ઘટે બીજું શું છે દાદાજી બોલવા ચાલવાનું બધાને જોડે વ્યવહાર તો રહેવાનો જ છે પણ એ વ્યવહાર રહે છે તે વખત આટલે શું છે એટલું એટલે આ પ્રેક્ટિસથી આવે એકદમ ના આવે બોલો હા દાદાજી આ પોઈન્ટ પર થોડું વધારે સમજણ પાડો ને તમે એમ કહ્યું કે વ્યવહારથી પણ નિશ્ચય બરાબર તો હું તો મારા રેફરન્સમાં સમજી શકું કે મિનલ વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિથી મિનલ છે વ્યવહારનો નિશ્ચય એટલે દાદાજી મિનલ સાથેનું શું કમ્યુનિકેશન હોય હે મિનલ આ વ્યવહારથી તું કેવળ આજ્ઞાધીન છું કઈ આજ્ઞાધીન કે તારું નિશ્ચય સ્વરૂપ તારી પાસે છે કે તું તું છું જ એટલે હું છું આમાં આમાં તું શબ્દ આવે નહીં પાછો આ તો તમે જ તમારી જોડે બધો વ્યવહાર કરો છો એટલા માટે એટલે આ ઇન્ટરિમ ભાષા છે શું છે ઇન્ટરિમ ભાષા છે હમ તમે ઇન્ટરિમ છો અત્યારે શું રાઈટ દાદાજી એટલે રાજ્યાભિષેક થશે તારે કામ થશે રાજ્યાભિષેક થશે એ રાજ્યાભિષેક થતા પહેલા ઉપવાસો કરવા પડે છે એવું છે સાહેબ હા એ તો વ્યવહારમાં રાજાઓને પણ હોય છે ખરું નહીં સાહેબ કોઈ કંઈક ત્રણ દિવસના કોઈ નવ દિવસના આવું કંઈક હોય છે કંઈક ત્રણ દિવસના હોય છે જ નહીં ખરા ખરા સાહેબ કહે છે બહુ સુંદર સમાજ છે આ તો બધું ગોઠવણી બહુ મજાની છે પાક્કા ઉપવાસ એ બધી રીતેના સમજાયું ને અને અમુક અમુક બાબતે નવ દિવસના હોય છે આ બધું સમજવા જેવું છે આ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કે છે હા સાહેબ કારણ કે એને એવો રાજા બનાવો હતો તે લોકોનો રાજા થઈને રહે પોતે રાજા સ્વરૂપ હોય એવો નહીં શું કહ્યું એટલે ઇન્દ્રિય જય વાળો કેવો હા ઇન્દ્રિયો પર જય હોય તો જ બધા લોકોનો રાજા થઈ શકે એવું કેમ નો થવાનો હતો ચંદ્રિકામાં શું લાગે છે હા હે ખોટી સાક્ષી પુરાવે છે એટલે આ તો બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી વાત છે એટલે આપણને બધાને આમાં એક ગર્ભિત ચેતવણી છે ગર્ભિત ચેતવણી છે ખૂબ દાદા ખુલ્લી ચેતવણી કોઈને નથી આપી બધી ગર્ભિત જ આપી છે એટલે આપણાથી પકડાતી નથી જયંતિભાઈ સાંભળો છો કે પકડાતી નથી આપણને દાદા કહે છે કે અમે અમને જેમ છે તેમ જાણે ને ઓળખે ને તો અહીંયા નહીં અહીંયા એવો દાદો થઈ જાય કે છે ઓળખે ને જેમ છે તેમ જાણી જાય અમે જેમ છે તેમ તેવા આવ્યો એ સ્વરૂપ હવે એમને એમનું એમના પણ ક્યાં કર્યું એવું એમને કોઈને નહીં સમજાયું દાદા ભગવાન માટે કે છે સમજાય છે આ એક અંબાલાલને જેમ છે જેવો જાણે એ તો જેને જે જાણે એ પ્રમાણે ભલે રહ્યા એમાં હું કોઈને ના આવી શકું જેમના વ્યૂ પોઈન્ટો જેમની દ્રષ્ટિઓ દ્રષ્ટિબિંદુ એ પ્રમાણે એમને હોય તેમાં મારાથી ના હોય બોલો પણ આપણે તો એમ કહીએ ના ના ના એમ પટેલ તો બધાને આવવા જ જોઈએ એવા સાહેબ એવું એમ બોલતા નથી સાહેબ સમજાય છે નિષ્પક્ષપાતી બનાયા છે તમને નિષ્પક્ષપાતી બનાયા છે કઈ રીતે કે આ આત્માનું પરમાત્મા સ્વરૂપ પણ પ્રાપ્ત થયા પછી પરમાત્માની યાત્રા ચાલુ છે તેમાં મન વાણીને કયા સ્વરૂપ વ્યવહાર જોડે રહેવાનું છે પાછું અને મનવાણીને કયા એ વ્યવહારથી પણ બધા બધા વ્યવહારમાં રહેવાનું એ મોટી વાત છે મન કયા કેમ કરીને નીકળી રહી શકવાની છે કોઈ લાખ એને કંઈક પૂરી જ ન આવે એને કોઈને એને ટચમાં જ ના આવે ચાલો કરી દો થઈ શકવાનું છે હમ ગ્રીકમાં કરવા ગયા એવો પ્રયોગ તો ઉડતો બહુ વહમું થઈ ગયું કેમ હમ વરુના દૂધથી જીવે તો વરુ જેવો થઈ ગયો તો બધા ઉડતો જીવ જીવતો તે બધામાં માણસ જેવો દેખાય ને વરુનું કામ કર્યા શું કરીએ આવે ભાઈ એ તો પછી સ્વભાવ એવું કામ થાય સમજવા જેવું છે એટલે વ્યવહાર ક્યાં નડ્યો તમને હું ખૂચ્યા છે વ્યવહારમાં એ આપણે અંદર સુધી કરવાનું છે નહીં સમજાયું બોલતી નથી અઘરું પડે છે બહુ બહુ જ પરફેક્ટ દાદાજી ક્લિયર છે વાત અઘરું નથી પડતું જરાય નહીં તને ક્યાં નડવાનો વ્યવહાર મને કે નથી નડતો ઇનફેક્ટ દાદાજી વ્યવહાર હેલ્પિંગ છે દાદાજી વ્યવહાર એટલો બધો હેલ્પિંગ છે દાદાજી અનહેલ્પિંગ હોય તો હેલ્પિંગ હન્ડ્રેડ પર્સન્ટ હેલ્પિંગ દાદાજી આજે અમે આવતા રસ્તામાં એ જ વાતો કરતા હતા દાદાજી કે જયંતિભાઈ સાંભળજો વ્યવહાર એટલો બધો હેલ્પિંગ છે કે નિશ્ચય તરફ પાકો વ્યવહાર જ ઉંચકીને આપણને મૂકી દે છે દાદાજી શું વાત કરો હંડ્રેડ પર્સન્ટ દાદાજી જો જયંતિભાઈ કોઈને કહી ના દેતા એટલે એ વ્યવહારને તો દાદાજી થેન્ક્સ જ કહેવા પડે ને તને એવી અપેક્ષા છે કે આ મને આવી રીતે બધા ઓળખે કેવી રીતે આ તું કહું છું એવી રીતે જેવી છે એવી ઓળખે દાદા શું અપેક્ષા <laughs> એ તો મીના ને મીનાની રીતે ઓળખશે જે રીતે ઓળખે દાદાજી એટલે દાદા મને જેમ છે તેમ ઓળખશે મજા આવશે તો શું કહેવાય પણ આપણાથી કેમ કરી કહી શકાય આપણી અંદર આ છે વચ્ચેનું બધું એટલે જોઈ લેવાનું સમજે બધા બધાને એક્સેપ્ટેબલ થશે બધા માન્ય થશે પછી હા પછી આ વાત થઈ જાય છે બહુ સમજવા જેવી વાત છે આ બહુ સમજવા જેવી વાત છે દાદા કે છે અમારે એક લાલ વાવટો હોય તો અમે ઉભા રહીએ અને કંઈ માનીએ બરોબર છે કે છે ત્યાં સુધી અમને નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ ના હોય તરત જ કે અને શું કારણ પૂછ્યા આ છે કે બરોબર છે તારી વ્યવહારની વાત બરોબર છે પતી ગયું દાદાજી એક સૂર ના નીકળે બહુ મોટી સમજવા જેવી વાત છે કેમ દલપતરાજ બે બોલતા નથી બોલો ને આપો દત્તભાઈને આપો દાદાજી બરાબર છે જેમ છે તેમ ઓળખાઈ જાય તો બહુ મોટું કામ થઈ જાય આપણું જેમ છીએ તેમ ઓળખાઈ જાય આપણને પોતાને જ પહેલું આપણે પોતાને જ પોતાને ઓળખી લેવાનું છે પેલું તો સરખો પછી એ બહાર આપણે બધા માટે હમ કોઈને માન્ય કરાવવા જઈ શકાય નહીં આપણાથી ઉત્તમભાઈ સમજ્યા ને બહુ મુશ્કેલ બહુ સમજવા જેવી વાત છે આમાં ગંભીર ચેતવણી છે બહુ સમજવા જેવું ચાલો નાનું સૂત્ર છે પણ બહુ એમાં ગંભીરતા છે બધાને સરખું કામ લાગે જેમની પાસે જ્ઞાન છે તે પણ અને બીજાને તો બુદ્ધિ એવી સુંદર હોય તો જ કામ લાગે એટલે સમ્યકતા કેટલી છે સમ્યકતા એટલે પોતે પોતાના માટે તટસ્થ હોય તટસ્થતા એવું નહીં કે હું બીજા માટે તટસ્થ હોઈ શકું તટસ્થતા એને કહેવાય કે પોતે પોતાના માટે પોતાના દેહ સાથે એ દેહના બધા વ્યવહારો સાથે દેહના માટેના એની સાથે તટસ્થ હોય કારણ કે દેહનો વ્યવહાર તો બે બાજુનો રહેવાનો જ છે પણ એને એકેય બાજુનો પક્ષ ના લે તારે એ નિશ્ચય થયો એનો સમજે એ તટસ્થ એ બહુ ઊંચો શબ્દ છે બહુ ઊંચો શબ્દ છે દેહની સાથે તટસ્થતા એટલે દાદાજી ફોડ પાડો ને આગળ પોતાના મનથી વિચારો આવે એવા આવે કે દેહનો પક્ષ જ ના લે એને ઇમ્પાર્શિયલ થિંકર કયા કેવા ઇમ્પાર્શિયલ થિંકર હા નિષ્પક્ષપાતી થિંકર એ નીટ પ્રશ્નાથી બીજાઓના કોન્ટેક્ટમાં નથી બીજાઓના સંદર્ભમાં નથી પોતાના માટે સંદર્ભના છે દેશનો કોઈ પણ પ્રકારનો બંને બાજુનો ગમે તેવો હોય તો પક્ષ લે જ નહીં અને એ દેહ બધાના વ્યવહારમાં તો આવે જ છે સમજાય છે કે આવવાનો જ સત્સંગ સત્સંગના વ્યવહારમાં આવશે કે ઇતર વ્યવહારના સંબંધો ગમે ત્યાં આવશે એ તો ના સમજાય સમજાય દાદાજી ગમે તે પરિસ્થિતિ હોય તમે બેનપણી શું કે છે બોલને અઘરું લાગે છે ના દાદા હે અઘરું નથી ઢીલું શું કામ બોલે છે અઘરું નથી બિલકુલ એકદમ હે તાકાત આવશે ને છે જ હે અને આવશે જબરી કે નબરી જબરી <laughs> ના એ નબરા આગળ જબરી અને જબરા આગળ નબરી એવી તારે તાકાત કહેવાય બોલ ફરતી નબળા આગળ જબરી અને જબરા આગળ નબળી ત્યારે તાકાત એને તાકાત કહેવાય તાકાત એવી હોય સાહેબ તાકાતવાન એને વીર મનુષ્ય વીર પુરુષ કે છે સાહેબ એવું નહીં વીર પુરુષ બોલ ને વીર પુરુષ કે આપણા ઘરમાં જ હોય ઘરની બહાર હોય બધે હોય શું કે છે હે અને ઘરમાં ના હોય ઘરમાં તો પહેલું શું કે છે પહેલું એકડા વગર બધું નકાવું ને બરાબર એના વગર બહાર નીકળાય કેમ કરીને ચાલો હવે સૂત્ર નંબર ચાર હજાર ને ત્રેવીસ બહારના વિનયથી અવતાર મળે અંદરના વિનયથી મોક્ષ મળે બોલો બધા બહારના વિનયથી અવતાર મળે અંદરના વિનયથી મોક્ષ મળે આમાં વિનય ઉપર શબ્દ છે આખો વિનય વિનયની સમજ આપી છે બહારનો વિનય બધો સામાજિક કહેવાય છે એટલે એ વિનયને આમ તો વિવેક સંબંધી સમજાય કરવું પણ એ વિનય તો હોય જ વિનય શબ્દ આત્માની હાજરી સૂચક છે ખરી રીતે વિનય શબ્દ આત્મા પ્રાપ્ત થયા પછીનો છે પણ વ્યવહારમાં પણ સાંપ્રદાયિક દ્રષ્ટિમાં બધા ધર્મોમાં અને આમ તો મૂળ સૂત્ર સ્વરૂપે વિનયને ધર્મનું મૂળ કહ્યું છે ધર્મ વૃક્ષ હોય એનું ટેપરૂટ હોય એમ એ વિનયને એનું મૂળ કહ્યું છે અને એના પર ધર્મ તો સાંપ્રદાયિક દ્રષ્ટિથી પણ એ ધર્મ હોય તો પણ એ બહુ બધાને માન્ય થયો હોય સમજો જ્યારે વિનય દર અસલ મુક્તિ માર્ગમાં અસલ સંદર્ભમાં વિનય શબ્દ છે ત્યાં કારણ કે વિનય એ અંતરતા વિનેથી એ મુક્તિ માર્ગ મુક્તિ પામ્યા પછી જીવન મુક્ત દશાએ આખો એ વિનય રહ્યા કરે છે એવી રીતે કે વ્યવહાર દ્રષ્ટિ જે મન વચનકાર સ્વરૂપ છે પોતે તે નિશ્ચય દ્રષ્ટિથી પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપે જે છે પોતાના પ્રાપ્ત જ્ઞાન સાથેના અને એવા શુદ્ધ સ્વરૂપે આપનાર હોવાપણ સાથે શરીરના સંબંધના બધા એની જોડે પહેલું રહેવું પડે છે અને પછી તથા તો ઘરની વાત કરી પણ ઘર કયું તો કે આ ઘર એટલે વર્તમાન સ્વામી તપ કલ્યાણકમાં શરૂ શરૂમાં જ નીકળ્યા એવા તેમાં એક બે પ્રસંગ પડ્યા તો જોયું એટલામાં નથી ગયા તો જોયું કંઈક સ્થાનક તો જોઈશે ને કે ધ્યાન માટેને તો જોયું તો એક ઝૂંપડી જોઈ બધો વિસ્તાર જેવો તો ત્યાં આચાર્ય હતા અને એમના બધા વૃંદ હતું અને બધાની વ્યવસ્થા હતી સુંદર રીતે એમાં એ ગયા જોયું ત્યાં તો નીકળ્યું ત્યાં તો પરિચય વાળા આચાર્ય નીકળ્યા અને આચાર્ય સમજી ગયા કહો આ તો જે એમના મોટા ભાઈ છે અને જેમનું રાજ છે એમના પિતાજીનો સાથેનો વાળા આચાર્ય હતા સિદ્ધાર્થ એ તેમને આદર થયો હું તમે અને એમને જોયું કાં તપ ત્યાગ કર્યો છે એમને બધો જ પરિત્યાગ કહેવાય છે પરિત્યાગ અને પરિત્યાગ શબ્દ સર્વસંગનો સાથેનો જોડાય સર્વસંગથી મુક્તિ થતી હોય ત્યારે જે પરિત્યાગ શબ્દ વપરાય નહીં તો ન વપરાય એટલે સર્વસંગ પરિત્યાગ શબ્દ બહુ મોટો છે સર્વસંગ સર્વસંગ કહ્યું એટલે સમજી લેવું પડે હમ પણ એના માટે નીકળે તે વસ્તુ જુદી છે નીકળવાની કિંમત છે બહુ મોટી કિંમત છે સમજાયું શરૂઆત બિગિનિંગ બિગિનિંગ સર્વસંગ પરિત્યાગ એટલે સર્વસંગ એટલે દાદાજી સર્વસંગ એટલે શું કે જેનો સ્વભાવ સંગીત છે સંગી એટલે ભેળા થઈ અને વિખરાઈ જવાનો એ તો દેહનો થયો ને દાદાજી પણ છે જ ને પણ એટલે એટલે સર્વસંગ કોને કહેશો દેહનો ત્યાગ ના ના ના સમજ પડી ના ના એવું નથી સંઘ જોડે સંબંધ તો છે સંઘ સંબંધ સંઘ જોડે સંઘ સંબંધ છે સંઘ સંબંધ છે છે છે પણ સંઘ સગાઈ નથી હા સંઘ સગાઈ નથી ઓકે ના સમજણ પડે સમજણ પડી ગઈ દાદાજી હા તો ઘરમાં એવી રીતે રહેવું જ પડે ને પરફેક્ટ પરફેક્ટ હા કે ના રેવાય રેવાય રેવાય દાદાજી એવું છે તારે સર્વસંગ એથી શરૂઆત થાય પરંતુ વ્યવહારમાં સંસાર છોડીએ છીએ આપણે અને સાધુ ધર્મ સ્વીકારીએ છીએ તારે એને કહેવામાં આવે છે વ્યવહારથી વ્યવહાર દીક્ષામાં વ્યવહાર દીક્ષામાં અને નિશ્ચય દીક્ષામાં આવી રીતે કે મૂળ નિશ્ચય પ્રાપ્ત થઈ જાય પછી બાકી રહ્યો તે વ્યવહાર તે વ્યવહાર વ્યવહારને વ્યવહાર નિશ્ચયથી એવી રીતે હોય કે મૂળ નિશ્ચયને એ બરોબર સાબુત કરે મૂળ નિશ્ચયને સાબુત જે બિગિનિંગ વાળો છે તેને પાક્કો કરતો જાય સ્થિર કરતો જાય સમજાયું સમજાયું દાદાજી અને મજબૂત રીતે એને પ્રસ્થાપિત કરતો જાય ગુરુજી એ બધો વ્યવહાર તો વ્યવહારમાં એવી રીતે રહેવાનું સમજાયું સંઘ સંબંધથી રહેવાનું સંઘ સંબંધથી કોઈ પણ પ્રકારે સગાઈનો કોઈ પણ પ્રકારનો અણસાર પણ આવે ત્યાં ચેતી જવું પડશે શું કહ્યું સગાઈનો અણસાર પણ આવે ત્યાં ચેતી જવું પડશે સગાઈ આખી ડિવોર્સ થઈ ગઈ પછી કેમ કરીને આવે પછી યાદ આવે છે મને આમને તેમને થાય એવું થાય દાદાજી ના ના ના સમટાઈમ થાય શરીબેન તો ના પાડે છે શું બોલો ને ના થાય ના થાય બરોબર કહ્યું એમને અનુભવ કયો અને અનુભવ કહીએ અમે અને અનુભવ કહીએ સમજી એટલે તમને આપણે બધાને થઈ રહેલો છે આ બધો હમ એટલે બહારના વિનયથી અવતાર મળે અને અંદરના વિનયથી મોક્ષ મળે આપતા સૂત્રો આને કહેવાય ચંદ્રિકાબેન અને ઓછામાં ઓછા કેટલા ચાર પાંચ હજાર છે નહીં કેટલા ચાર હજાર ત્રણસો છે અને આપણે ચાર હજાર એકસો નવ્યાસી તો જોયું હમ આ ત્રણ આપતા સ્વરૂપ બધા બહુ સરસ છે અને પહોંચાડજે હા શાહ સાહેબ પાસે વિનંતી કરીને લઈ આવજે હા માગજે શાહ સાહેબ આપો એક આપજો દાન કરવું છે એનું એની કિંમત લેશો કે નહીં લો જે કિંમત હોય તો એને ક્યાં જોઈએ એટલે વસૂલ કરશે જે કિંમત હોય વસૂલ કરજે કરીશ કે ચંદ્રિકાભાઈ પૂછી જવું કિંમત આપશો કે નહીં મારે આપવી પડે દાદાજી પણ એમને પૂછી પણ તમારે પૂછી જાઓ કઈ છે કેલનપુરમાં છે અહીંયા આપણા અહીંયા જેમના ચાર્જમાં છે અમારા તો તો દાદાજીના હસ્તક જ અપાય જગદીશભાઈ તો ચાંદમાં છે આયા છે નહીં તો તો અત્યારે જ જાય જગદીશભાઈ હરીશભાઈ જાય હવે પદલો આજે આ ઘરું સુકાતું જલ્દી પાણી વાળા હાથે સારું કંઈક એવી જગ્યાએ મૂક્યું છે મારો હાથે પહોંચે નહીં એ તો હું લઈ લઉં શું કરીએ પત્યું હવે આપણે પદ લઈએ એટલે આ બધી આપતા સૂત્રો વાંચ્યા એમાં એનું વિજ્ઞાન આખું પરમાર્થ વિજ્ઞાન સમજવા માટે આપણે જે સત્સંગ થયો એમાં આ કીર્તન છે કીર્તન એનું કીર્તન એ કરે છે કીર્તન કરતા એ છે એવું બોલો થોડું થોડું યાદ છે પણ બહુ ફાવે નહીં પછી આપણને નહીં તો અમારા નવીનાનજી હશે અમારા પર કીર્તન ગુંજતા અદભુત છે આ દાદા ભગવાનની પરમાત્મા દશા એવા જેમના હાથમાં લાયસન્સ છે સત્તા છે પૂરેપૂરી પણ એ સત્તાનો ઉપયોગ નથી શું કહ્યું કારણ કે પોતે સ્વસત્તામાં કાયમના છે એટલે પરસત્તાનું બધું એમની પાસે સત્તા છતાં જે પરસત્તામાં બધો એમની પાસે પાવર હોય છતાં પાવર વપરાતો ના હોય ત્યારે નોન કમિશનિયા કહેવાય શું અને પોતાના દેહ માટે વાપરે ને શાહ સાહેબ માપી માપીને વાપરે ઉત્તમ શાહ શું કહ્યું માફી માફી બિલકુલ બધી જ રીતે મનથી વાણીથી કાયાથી બધી જ રીતે જય સચ્ચિદાનંદ હર શ્વાસને ઉચ્છવાસમાં જાય ભક્તિ આપણી કીર્તન તમારા કૂજતા जा જાગે છે સ્મૃતિ આપની છે સ્મૃતિ આપની કીર્તન તમારા ગુંજતા કીર્તન તમારા કુંજતા જાગે છે સ્મૃતિ આપની જાગે છે સ્મૃતિ આપની હર શ્વાસને ઉચ્છવાસમાં હર શ્વાસને ઉચ્છવાસમાં દુજાય ભક્તિ આપણી દુજાય ભક્તિ આપની લહેરાતી ડોળાતી શિક્ષણો હે રાતી ડોળાતી ક્ષણો વરતુળ વધારે પુણ્યના વરતુળ વધારે પુણ્યના સતસંગની આવક સોપ સતસંગની આવક સોપ અમૃત પિલાવે પૂર્ણના અમૃત પિલાવે પૂર્ણના છે આપની ઉપસ્થિતિ છે આપની ઉપસ્થિતિ સંસ્કાર કી નિજાત્મની संस्कार जा आत्मसन्मुख जा जरी जाँ हाजरी उभराई उल्से से उभराई उलते लागनी कीर्तन तमारा कूजता कीर्तन तमारा कुंजता जागे छे स्मृति आपनी जागे छे स्मृति આપની હર શ્વાસને ઉચ્છવાસમાં હર શ્વાસને ઉચ્છવાસમાં દુજાય ભક્તિ આપણી દુજાય ભક્તિ આપની सर्वाङ्गी प्रेमल समृद्धि सर्वाङ्गी प्रेमल समृद्धि स्वीकार निर्मल पञ्चाग्नि स्वीकार निर्मल पञ्चाग्नि सञ्जीवनी उद्धार की संजीवनी उद्धार की विद्या च सम्यक् स्वामिनी विद्या च सम्यक् स्वामिनि व्यवहारना પાયાની ઈટ વ્યવહારના પાયાની ઉપર ચણ્યો નિશ્ચય મહેલ ઉપર ચણ્યો નિશ્ચય મહેલ મજબૂત ઇમારત કુદરતી મજબૂત ઇમારત કુદરતી રચના વ્યવસ્થિતની દીધેલ રચના વ્યવસ્થિતની દીધેલ હર શ્વાસને ઉચ્છવાસમાં હર શ્વાસને ઉચ્છવાસમાં દુજાય ભક્તિ આપણી દુજાય ભક્તિ આપની ભ્રાંતિ નવેરો થા કરવા ઘંટી નવેરો ઠારવા ઠંડક દીદી સમભાવની ઠંડક દીદી સમભાવ નિકાલથી ઉકેલતા નિકાલથી ઉકેલતા ખોટ્યું પુરાણી ખ્વાબની ખોટ્યું પુરાણી ખ્વાબની જાગતો કે ઊંઘમાં છું જાગતો કે ઊંઘમાં સ્વપ્નિલ સમસ્યા આત્મની સ્વપ્નિલ સમસ્યા આત્મની કહીએ ખબર પડતી નથી કઈએ ખબર પડતી નથી ચડતી દશા સ્વપ્રાપ્યની ચડતી દશા સ્વપ્રાપ્યની કીર્તન તમારા કુ ગુંજતા કીર્તન તમારા કુંજતા જાગે છે સ્મૃતિ આપની જાગે છે સ્મૃતિ આપની જેને ખપતું નથી જેને કશું ખપતું નથી તેને જ રાખશે દૈવલોક તેને જ રાખશે દૈવલોક કલ્યાણ રાત્રિ પ્રજ્ઞિને કલ્યાણ યાત્રી પ્રજ્ઞિને આપે છે મોક્ષ જ જ્ઞાનિકો આપે છે મોક્ષ જ્ઞાનિકો શુદ્ધાત્મનું અનંત સુખ સુદાત્મા અનંત સુખ નિરાવલંબી સાયબી નિરાવલંબી સાયબી છે મોક્ષ પહેલો દેવ સંત મોક્ષ પહેલો દેહ સંગ અંતિમ શ્વાસે સિદ્ધ શ્રી અંતિમ શ્વાસે સિદ્ધ શ્રી કીર્તન તમારા કુ પૂજતા કીર્તન તમારા કુંજતા જાગે છે સ્મૃતિ આપની જાગે છે સ્મૃતિ આપની હર શ્વાસને ઉચ્છવાસમાં હર શ્વાસને ઉચ્છવાસમાં દુજાય ભક્તિ આપણી દુજાય ભક્તિ આપની દુજાય ભક્તિ આપણી દુજાય ભક્તિ જોડેલું છે ને પહેલી ત્રણ ને બીજી ત્રણ લાઈનો બોલી દો છ લાઈનો એની જોડેલું છે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ સદારા એ જ વાક્ય સૂચવે છે કે એ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન બ્રહ્માંડો છે દાદાધીન દાદાજીની હાજરીમાં તાર પુગે સર્વ ક્ષેત્રે દાદાજીની હાજરીમાં તાર પુગે સર્વ ક્ષેત્રે સર્વત્ર એકતા સર્વ મંત્ર ઓમ રીંગ કરાવે મંત્ર ઓમ રીંગ ચંદ્રિકાબેન આવું છે આપણે આમાં ત્રણ આપતા પુત્રોનો સત્સંગ કર્યો ને તે જ બધો સાર છે આ બહુ સુંદર છે લો તો એક થોડો સમય ઉપર આવી શકાશે તમારા માટે આવી ગયું છે નહીં નહીં ચડાય તમે સાથે આવો મીનાબેનની સાક્ષીએ હા કરીએ કરીએ એમને કરી આપીએ નહીં તો તમે પકડો હા ખૂબ આશીર્વાદ ખૂબ આશીર્વાદ પ્રકાશો જી મને તમારા ચરણોના ના ના બહુ ખૂબ ખૂબ આશીર્વાદ છે ખૂબ આશીર્વાદ આવજો તમે પહેલી જ વાર આ બહુ સુંદર અને આ દાદાના આ દાદાના આપતા પુત્રો છે આ બધા છે ને હા બોલો મેં આ સત્સંગ આજે પહેલી જ વાર જોઈન કરેલો છે તો કેવું લાગ્યું નથી ચાલતું નથી હલો આમ નજીક રાખો લિફ્ટ નજીક રાખો હા આ સત્સંગ મેં પહેલી જ વાર જોઈન કરેલો છે હું માનું છું પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને માનું છું હું ભક્તિ અને જ્ઞાનની સાથે જોડાયેલી છું અને ગીતાના શ્લોક ઉપર મારું જીવન ચાલે છે બહુ સુંદર આજે મને મારા ફેમિલી મેમ્બર બધા જ દાદા ભગવાનમાં બહુ જ જોઈન્ટ થયેલા છે પણ મને બહુ જ ટ્રાય કરેલી પણ હું આમાં જોડાવા માંગતી નહોતી આજે મને મીનાબેનનો સંગ થવાથી જ આત્મામાં શક્તિ આવી છે અને એ શક્તિને કારણે હું આજથી દાદા ભગવાનને માનતી થઈ છું ચંદ્રિકાબેન દાદા ભગવાને કોઈને કહ્યું નથી કારણ કે દાદા ભગવાનને વાંચ્યા તો નથી પણ જે એમ પટેલ સ્વરૂપી દેશ સાથે હતા ત્યારે બધાને સમજાતું હતું બધાના પરિચયમાં આવતા હતા બધાને પ્રાપ્તિ થતી હતી કે દાદા ભગવાન શું ને કોણ એટલે દાદા ભગવાન સર્વત્ર એમને એમણે લાઈનો બોલ્યા ને બધે પહોંચી જાય છે કારણ કે એમની સાક્ષી એવી છે કે જે પહોંચી જવા માટે જે જેમને આ ગીતામાં પણ મુક્તિનો જ માર્ગ છે ને એટલે મુક્તિ માર્ગમાં જેને જ્યાં પહોંચવું છે એમના માટે બધું જ છે એ તો હંમેશા સંસારમાં જે જે જીવોના જેવા પ્રકારો છે એવા બધા પ્રકારોને એમને એમને સાધનો હોય જ મારનારને મારનારનું સાધન મળે મરનારને મરનારનું મળે અને મોક્ષે જતા મોક્ષ માર્ગીને એના સાધનો મળી જાય છે સર્વ બધા હોય છે એને સાધન પાસે જવું નથી પડતું પણ એને સાધ્ય પ્રાપ્ત થાય છે અને સાધ્ય પ્રાપ્ત થાય એટલે પછી એને જ્ઞાન અનુપ બધા આયા જ કરે આ બહુ સુંદર છે અને એ દાદા ભગવાનના આખા ત્રીસ વર્ષના સમયમાં એમનાથી જે બધાને લાભ અપાયો હતો બધાને ઘણા પામ્યા હતા એમાં બધા સત્સંગમાંથી સિલેક્ટ થયેલા બધા સૂત્ર સ્વરૂપ એ બધું એનો સંપુટ છે આ બહુ સુંદર છે ત્યાં તમને એ રીતે અપાયો છે બહુ સુંદર રીતે અને આપણે થેલી ક્યાં તો કઈ ગયા પેલા ભાઈ અને આવી રીતે બધાને અપાય છે એમની નવ્વાણુમી જન્મજયંતિ પ્રસંગે આ વિમોચનાનું થયું હતું કારતક સુદ ચૌદસ દેવદિવાળીને બેને સાદામાં રાત્રે બાર વાગ્યા ને એટલા સુમારે એમનો જન્મ હતો ને એટલે દેવ આમ ગુરુ દેવ પેલું દેવ દિવાળી કહેવાય ને અને બે હજાર ત્રેસઠની સંવત ચાર નવેમ્બર બે હજાર છ સમજાયું એટલે નવમી જન્મ જયંતિ તે વખત હતી એમની એમાં એ સાથે છે એટલે હું આપું છું આપણે દસો મિનરલ તમે દીકરી તરીકે મારી ડોટર છે કંઈક સારું કર્યું અને અમે બાર દિવસ આવવાના છીએ ન્યૂ તો આપનો ખાલી ફોન આપજો તો આપણને ધ્યાન કરશે નિયર તો લઈને કહેજે મને એમને આપી દેજે અને મારી સાથે હોય છે દીપકાનંદ સ્વામીજી હા ચાલો ખૂબ આશીર્વાદ જાઓ હા બસ બસ જય સચ્ચિદાન સેવ્ય એટલે કે ના ના ના બહુ બહુ આશીર્વાદ છે આજે કૃષ્ણ ભગવાન તો પાંચ હજાર વર્ષ પર થઈ ગયા છે પાંચ હજાર કરતા વધારે થોડા પણ આ માથા ઉપર છે માસ્ટર અને માસ્ટરના સર્વપ્રથમ દરવાજા ખુલ્લા કર્યા જ્ઞાનના તેમની બાજુમાં છે ચંદ્રકાંતભાઈ છે તેમાં સમજ્યું એટલે એ માસ્ટર માથા પર છે પરંતુ ભૂતકાળમાં રામનો કાર શું તમે ભાગવતમાં ઋષભદેવ જે સાંભળ્યું હશે એ કાળ શરૂઆતનો આદિકાળ કહે છે આદિ શરૂઆત માનવ માનવ શરૂઆત એ કાળથી માંડીને બધું અત્યારે એમના એમની કૃપા એ બધું જ અમે એમાં બધા હોઈ શકીએ છીએ આ લાઈન બોલ્યા નહીં હા એટલે કૃષ્ણ ભગવાન તો મારી જોડે છે જ જાઓ સચ્ચિદાનંદ હવે આ તો કાલના પેલા છોકરાએ પૂછ્યું છે પણ એ તમારે જ જવાબ આપી દેવાનો તમે બિહારી આનંદજી રાખજો હા આ કોને આ નામ છે વિપુલ બાસ આવ્યો છે હિંમતનગરનો ભાઈ વિપુલ તમે બિહારીભાઈ પાસેથી સાંભળી લેજો હા લો આ રાખો તમારી પાસે પછી હમણાં બધાને વાત કરી લેજો તમે કહેશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શું છે બોલો આગળ બીજું ઉત્તમ શાહ કહો કંઈક કોઈ આપણા મહાત્માઓમાંથી બહેનોમાંથી કોઈને કંઈ પૂછવું કરવું હોય તો કહો આજે દાદાજી ઉત્કૃષ્ટ દિવસ આજે આ ઉત્કૃષ્ટ સત્સંગનો દિવસ થયો છે જેમાં જ્ઞાની પુરુષ સજીવન મૂર્તિ અને જ્ઞાનીની દાદાજી ઓળખ આપી છે કે કેવી રીતે અંતરથી બહારથી કેવી રીતે રહે છે ઓકે અને એમનો કોઈ કમિશન વગર એ જે આખો પરમાત્મા સાથે જોડાયેલા ને જોડાયેલા રહે છે અને એનો જે નિમિત્ત ભાવ નિમિત્ત જે છે એમની ઉપસ્થિતિ શું કામ કરે છે એનો પરિચય આજે થયો અને આપના અદભુત દર્શન થયા આજે એટલે પેલી હિંમતનગર વાળા માટે આ બહુ મોટો એમને નિમિત્તે આ પ્રોગ્રામ ગોઠવાયો છે અને આપનો અમે બધા મહાત્માઓ લાભ લીધો છે હિંમતનગર અમારા મહાત્માઓની ભાવના બહુ સુંદર છે બહુ સુંદર ભાવના છે લોકોની અને બધાથી પોષણ તો મળે છે આપતા પુત્રો બહુ જાયા જ કરે છે ત્યાં આગળ પરંતુ આપે જે કહ્યું કે જ્ઞાની પુરુષ અહીંયા પેલા વિપુલે એ જ પૂછ્યો છે પ્રશ્ન કે બાકીનું તું એમની પાસે સમજી લેજે ભાઈ હિંમતનગરનો છે કેટલી ઉંમર છે તારી વિપુલભાઈ શું કહે છે ઓગણત્રીસ વર્ષ ઓગણત્રીસ વર્ષ એ શું પૂછે છે કે જ્ઞાની પુરુષ અને આત્મજ્ઞાનીમાં ફેર શું હોય જ્ઞાની પુરુષ સર્વ તત્વના જ્ઞાતા હોય મૂળ તત્વો અને આત્મજ્ઞાનીને એક તત્વ આત્મતત્વ સંબંધી એ અને એ સર્વતત્વના જ્ઞાતા થવાના પ્રોસેસમાં છે એટલે આત્મતત્વ તેમને પ્રાપ્ત થયું પણ આત્મતત્વ આત્મતત્વ જે પૂદગલ એટલે શરીર તત્વ કે છે એને જેને આમ તો વેદાંતમાં જડ કે છે છતાં એ જળનું એવું જીવતું શરીર જીવતા શરીરને એની ટેકનિકલ એટલે સિદ્ધાંતિક ભાષામાં તત્વની ભાષામાં પૂદગલ શરીર કહ્યું ચંદ્રિકાબેન પૂદગલ એ શબ્દ ટેકનિકલ છે આમ તો જૈન બધા માન્યતાઓ ધરાવનારો કહેવાય છે પણ હકીકતમાં ટેકનિકલ શબ્દ છે પૂદગલ એટલે કે પૂરેલું ગલન થઈ રહેલું છે પૂદગલ પૂરગલ એટલે પૂરેલું ગલ એટલે ગલન થઈ રહ્યું છે ખાલી થઈ રહ્યું છે પૂરેલું હોય ત્યાં ખાલી ના થાય ત્યાં સુધી એ આખું પૂદગલ જે મૂળ તત્વ છે એ તત્વ કરીને એની મુક્તિ ના થાય તત્વ કરીને કહું છું એટલે શરીર અને શરીરના બંધારણ જેનાથી થાય છે એમાં એ ભટકામણ છે આખી એ ભટકામણથી પૂતગલ તત્વ સ્વરૂપે મુક્તિ થાય તારે થાય એટલે છેલ્લી લાઈન બોલાવી હતી એમને પેલી મચ્છીટ પેલા છ લાઈનો પકી નહીં છ લાઈનો એ ફાઈવ એ ફાઈવ પાંચ લો આપણે પેલી આપણે દાદા ભગવાનની પ્રત્યક્ષા બોલ્યા ને એમાં અને એના આગલામાં છે એની આગલામાં છે છે મોક્ષ પહેલો દેહ સંઘ મોક્ષ એટલે મુક્તિ છે મોક્ષ પહેલો દેહ સંઘ એટલે દેહના સંઘે કરી સંઘ વગર તો મોક્ષ હોય જ નહીં કારણ કે મોક્ષ એ શું છે કે પોતાનો અસંગ સ્વભાવ છે અસંગ સંઘ સાથે હોવા છતાં પણ અસંગ એટલે છે મોક્ષ પહેલો દેહ સંગ અંતિમ શ્વાસે સિદ્ધશ્રી એટલે એ ભટકામણના શ્વસનક્રિયાના જન્મ મરણના ચક્રાઓમાંથી મુક્ત થાય છે ત્યારે એ પહેલો દેહ સંઘર્ષ થાય ત્યારે તે મોક્ષ કહેવાય એટલે મોક્ષ એ કલ્પના નથી હકીકત છે ફેક્ટ છે પરંતુ જે હજુ વિકાસના ક્રમમાં છે એમના માટે આ મોક્ષ અને મોક્ષની વાતો કેવી રીતે હોય કે આ મોક્ષ કોને શું છે કેમનું છે શું ક્યાં છે શું છે જવાનું છે આવું બધું હોય એમને અને દાદા ભગવાને આજે ખુલ્લું કર્યું આજે વખતમાં બહુ સુંદર આ કળિયુગમાં પહેલા વાપરમાં તો બધું રહ્યા કરતું હતું પરંતુ એ વ્યવહારથી રહ્યા કરતું હતું અને એના માટે હતું મુક્તિ માટે જ્યારે અત્યારે તો ગીતાજીમાં પણ પ્રકૃતિ સાથે એટલે કે દેહસંઘ સાથે હોઈને પણ તમે દેહસંગથી પણ અલગ રહી અને દેહસંગથી દેહસંગના વ્યવહારમાં હોઈ શકો છો આ પાર્થને આ જ સમજાયું છે એમને અને કેવા કઠિન પ્રસંગોમાં કે જ્યાં આગળ જે દેહનો સંઘ બે ભાષાવાળો છે એમાં એને કહ્યું કે તેમાં પણ તું જેવો સંજોગ આવે એ સંજોગ અનુસાર તે પ્રમાણે સંજોગની ભાષા પ્રમાણે સંગતી રહેતું સમજાયું ને અને દેહનો સંગ એ સંજોગ છે જ આખા જીવનનો અને આખા આયુષ્યનો પરંતુ એ સંજોગમાં એનાથી નક્કી થયેલું આજે અનક્કી પડે એને રહ્યા કરે છે કે નહીં મારે નથી લડવું એવું કહે છે અને એ સંજોગ આવે છે તે સંજોગ છે જ હવે સંજોગ તારે એમાં નથી પડવાનું એ સંજોગ તને તારે એને પાડે છે તને બહુ ગંભીરતાથી સાદી વાત પણ બહુ સુંદર સમજાવી છે એમને આપણે ચંદ્રિકાબેન કેટલો વખત છે હે એટલે તમને આ વડોદરા તો તમે જાણો છો ને વડોદરા અહીંયા સયાજીરાવ મહારાજા થયા ખબર છે ખબર છે સયાજીરાવ મહારાજા હમ આજે પણ એ મહારાજાની વાણી સાંભળવા મળે ને તો ખુશ થઈ જાય કોઈ હવે મહારાજાની વાણી તો કોઈને પ્રજાઓને મળે જ નહીં ને કોઈને અમે ન્યુઝીલેન્ડ હતા ડોક્ટર સાહેબ સાથે જોડે ત્યારે યોગાનુયોગ અમે જ્યાં ઉતર્યા તેના બાજુના જ ઘરમાં એ ભાઈને બહુ ગીતા ગમે તો એમની પાસે એક સીડી હતી તે ગ્લિમ્સીઝ ઓફ ગીતા શું કહ્યું એટલે અઢારે અધ્યાયના સિલેક્ટેડ શ્લોકો એ બધા એમના શાસ્ત્રીય પાસે એને સંગીત સાથે બહુ બધું સંગીત સાથે એ શ્લોકો બોલાવે છે અને દરેક શ્લોકને ટ્રાન્સલિટરેશન કરે છે ટ્રાન્સલેશન નહીં એક્ઝેક્ટ વર્ડ બે બેટિંગ જેમ છે તેમ જ એ પ્રમાણે અને ઇંગ્લિશમાં જે રીતે અદભુત છે આપણે જેમને જોયા હોય બાકી એમનું ભણતર નહોતું પણ પછી ગાદી પર બેઠા બેસી એમને ભણાવવામાં આવ્યા હતા યુરોપિયન બધા શિક્ષકોથી આપણે માનીએ નહીં કે શું આનું છે શાહ સાહેબ તમે સાંભળ્યું છે હે ગ્લિમ્સીસ સાંભળ્યું છે આપે અરે તો અમદાવાદ આપણા સેન્ટરમાં મોકલી આપો એમાંથી જે એને જોઈશે તે કોપી કરીને સાંભળશે દરબદરા સાંભળવા જેવું છે અહીંયા આગળ વડોદરામાં વાત કરું ને અરે મારા સાહેબને તો અવાજ સાંભળા ક્યાંથી મળે કે છે ખરેખર ના મળે હમ એ તો જે હોય એ તમારી ફરજ મહેન્દ્રબેનને આપવાનું જો હમણાં જ સંભળાવે સાંભળીશું પણ કલાકનું છે તો બધું તો એક કામ કરો આપણે એક બે શ્લોકનું સેમ્પલ સાંભળીએ ચાલો મૂકે તો ચાલીએ એ સત્સંગ કરીએ ચાલવા દઈએ સાહેબ બોલતા નથી બધા અચ્છા ચાલવા દો તારે નીરુબેન ચાલવા દઈએ હા એ પ્રશ્ન લઈએ પછી લઈએ આટલું જરા જોઈ લઈએ સ્વામીએ એટલે શરૂઆત વગર પરિણામ ના હોય આ લાઈનનો આખું સારી છે કે છે મોક્ષ પહેલો દેહસંગ અંતિમ શ્વાસે સિદ્ધ શ્રી એટલે જે શ્વાસ શ્વસન ક્રિયાથી મુક્ત થયો છે તે બિગિનિંગ થઈ છે અને એ શ્વાસનું શ્વસનક્રિયાનો છેલ્લો શ્વાસ હશે પછી સીધો switch off perpetual infinite bliss અનંત સુખ અહીંયા સુખનો સ્વાદ ચાખ્યા વગર એના એ પરિણામ ના આવી શકે તો બોલો મૂકો મોટો અવાજ થશે કે બસ વાત भव्यं हि भावय તમે બહુ હલાવશો નહીં એને જેમ છે તેમ ચાલવા દો ભાઈ કે છે કે કૃષ્ણ ભગવાને પાંચ હજાર વર્ષ પર જે આ એમની ચેતન વાણી નારાયણ સ્વરૂપ વાસુદેવી એ યુદ્ધના મેદાન ઉપર સંભળાવી છે તે અર્જુન પ્રાર્થને વચ્ચે સંવાદ છે બીજું કશું જ નથી અને હંમેશા જ્ઞાન બધો સંવાદ સ્વરૂપે જ હોય પ્રશ્નોત્તરી સંવાદ એટલે પૂછે ને જવાબ પૂછે ને જવાબ પૂછે ને જવાબ પૂછાવે નહીં સહજ અંદરથી સ્ફુરણ થતું હોય એ પ્રમાણે પૂછે તારે તેને પ્રશ્ન કહેવાય નહીં તો પ્રશ્ન ના કહેવાય સ્ફુરણ થાય ને પૂછે આવી રીતે પ્રશ્ન થાય આ પેલા પીપુલ બાસ છે એને અમે પૂછ્યો ને સ્ફુરણ થાય એટલે કહેશે આપતો પુત્ર સાહેબ એમને સમજાવી દેશે હવે કહેવાનો સાર એ છે કે જે પરિસ્થિતિ પાંચ હજાર વર્ષ પર હતી અને એ વખતે કૃષ્ણ ભગવાને જે અર્જુનને કહ્યું છે અને જે પરિસ્થિતિ નિર્માણ સંયોગોનું નિર્માણ બધું હતું તે આજે પણ આ કાળમાં એ જ પરિસ્થિતિ નિર્માણ છે અને એટલું જ એનું સાતત્ય છે અને એટલું જ વ્યવહારમાં કામ લાગે એવું છે અને ગીતા તો આપણે બધાને કેટલી જોઈએ છીએ આજે વિશ્વમાં એનો બહુ પ્રચાર બહુ થઈ ગયો છે એ રીતે લોકો ચાલવાનું qualities inherent in nature. It is only the ignorant man who, misled by personal favoritism, says, I am the doer. تتوبت مها विगुणः परधर्मात् स्वनुष्ठिता स्वधर्मे निधनं श्रेय परधर्मो ખાલી છે સમજે કે અમે અઢારે અધ્યાયમાંથી સિલેક્ટેડ છે અમે તમને આપશે પછી એ આપી તમે લઈ લેજો આપજો અને આપણે અમદાવાદમાં સાહેબને મૂકજો ત્યાં ઓફિસમાં એ રહેશે ને જેમને જોઈએ તો એને કરી લે બહુ એ છે એ તો પોતે નજીક સાંભળીએ ને પેલા એના પણ તો બહુ ચોખ્ખું સુંદર સંભળાય એવું છે હવે નીરુબેન આપણા આના છે ચંદ્રકાંતભાઈ સદગત ચંદ્રકાંતભાઈ એમના ધર્મપત્ની નિરૂબેન છે એ પ્રશ્ન પૂછે છે એ એમનું પૂછવું એવું છે કે બુદ્ધિને આત્મા ભણી કેવી રીતે વાળવી એમનો પ્રશ્ન આ છે કે બુદ્ધિને આત્મા તરફ કેવી રીતે વાળવી એટલે આત્મક પક્ષી કેવી રીતે કરવી બહુ સરસ પ્રશ્ન છે એમાં જ આ ગીતાજીમાં એ જ બોધ છે અને કૃષ્ણ ભગવાનનું કેન્દ્રવર્તી બોધ પણ એ જ છે કે સર્વ પરધર્મને ત્યજીને તું એક મારે શરણે આવી જા મારે શરણે આવી જાય કે છે એ આત્મશરણની વાત થાય છે એટલે કૃષ્ણ ભગવાનનું નારાયણ સ્વરૂપ જે છે આખું ત્યાં આગળ આવી રીતે થયું છે અને આખા ગીતાજીમાં જે હું હું હું કરીને કૃષ્ણ ભગવાને ગાયું છે અને બધાને વિશ્વને સમજ માટે વિશ્વવ્યાપી સમજથી આપ્યું છે એમને એ બધામાં જ એ આત્મા માટે કહ્યું છે એ વસુદેવના પુત્ર વાસુદેવ માટે નથી કહ્યું એ બહુ સમજવા જેવું છે એટલે આપણે વૈષ્ણવ ભક્તિમાં પણ કૃષ્ણાર્પણ જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે જ્યાં ધર્મ છે ત્યાં જય છે જે કૃષ્ણના પક્ષ છે ત્યાં સદા જય છે પણ આપણે જય કેવી રીતે સમજીએ છીએ કે આપણી વ્યવહારની ભાષામાં સમજીએ છીએ એ ધર્મની ભાષા છે આખી કઈ ભાષા છે ધર્મની અને ધર્મ એ શું છે હવાપણું હવાપણું અને હોવાપણ શું હોય શકે કે જે ના હોવા હોવાપણે ક્યારેય પણ ના હોઈ શકે શું કહ્યું હવાપણે જ હોય શાહ સાહેબ શું કે છે ચાક્કુસ એ ધર્મ ને અથર્વનું પ્રમાણ તો ગીતાજીનો સાર જ આ છે આખો ગીતાજીનો સાર જે દાદા ભગવાન એ જ આપે છે અને દાદા ભગવાન તો બરોબર પુષ્ટિ માર્ગી હતા ચંદ્રિકાબેન છતાં કેટલા અવતારોથી આત્માની પાછળ જ અને આત્મા ખાતે આત્મા હેતુએ કરીને જે અવતારો ગયા છે એમાં અને અમે એમને આ જગત જગતની રચના અને એની વ્યવસ્થા અને આનું આ ગૂઢતા કેટલું ગૂઢ છે એ બધું સમજવા માટે અને એનું પામ જ ગયું બધું એમાંથી આ આખું વિજ્ઞાન નીકળ્યું એમનાથી કે આત્મા શું નથી એ સંબંધી નીકળ્યું અને એના કારણે આજે બધાને બહુ સહેલી રીતે બધાને આપી શક્યા કે આત્માની વાતો આત્માને આત્મા સંબંધિત બહુ વાતો થયા કરી પણ આત્મા શું નથી એ કોઈએ નથી કરી હજુ તે બહુ મોટું કામ થયું સમજાયું શરીર જોડે જ છીએ શરીરથી આપણે વાતો કરીએ છીએ આત્માની છતાં અને શરીર એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પોતાના એના અંતરકરણ છે એ જુદા જુદા પાર્ટસ નથી પરંતુ મનના માધ્યમે કરીને એ બીજા ત્રણ એના અવસ્થાઓ સ્વરૂપ શરીરના છે અંગો પણ એ બોડીના પાર્ટ્સ નથી એમ કહેવાનો મતલબ સમજાયું એ શરીર સાથે સંલગ્ન આગળમાં અનાત્મા ભાગ છે એમાં આત્મ સ્વરૂપ રહ્યા એ રીતે એમાં કર્મ રચના થઈ ગઈ હતી એમનાથી પોતાથી બીજ સ્વરૂપની એ શરીરમાં ફળ સ્વરૂપે આવી ફળ સ્વરૂપે અને કૃષ્ણ ભગવાન કર્મણ્યવાધિકાર હસ્તે માં ફળેશું કદાચન એમાં કહેવામાં આવે છે પણ તે મર્મ આવે નહીં બાર કોઈ દિવસે કોઈ કોઈને ના પકડાય એ બધું બાધા પાડે છે બધાને કહેવા માટે શું એટલે નહીં તો પછી નિષ્ક્રિય થઈ જાય પોતાનો પોતાને અજ્ઞાનમાં છે પોતે હું કોણ છું જાણતો નથી છતાં પણ એવી રીતે થઈ જાય કે ઘણી વખત આપણાને કહે છે ને અરે ભાગ્યમાં થયા જ કરે જવા દો ને કરો જે થવાનું એવું ના ચાલે એટલે એમાંથી પુરુષાર્થ અને પ્રારંભમાં તો દાદાએ કેટલી સુંદર સમજ આપી ખરું કે નહીં સાહેબ હમ પુરુષાર્થ ને ભારત ઉત્તમ શાહ અને એમાં તમે ને સુનિલભાઈ થઈ અને આ હોલિસ્ટિક વિઝન એન્ડ ઇન્ટિગ્રેટેડ લિવિંગમાં એક થોડા બે ચાર પાના લખી નાખો થશે શાહ સાહેબ એ બધાને કરો ને એમાં શું વાંધો છે કારણ કે વિશ્વને જરૂર પડવાની જ છે સમજાયું કારણ વિશ્વ તો પુરુષાર્થમાં જ છે એને પુરુષાર્થ તો રોકવાનો નથી નહીં તો હું ઊંધું ઊંધું છતું થઈ જશે બધું જેવો હોય તેવો પણ એ પુરુષાર્થમાં એને એની માન્યતા એ સમજે કરીને એને નીરુબેને પૂછ્યું એવું બુદ્ધિને આત્મા પક્ષે કેમ ભરાય કે પુરુષાર્થમાં પોતે જે પુરુષાર્થ કરીને જે ક્રિયાઓમાં છે એ ક્રિયાઓથી એ કેવી રીતે હોય કે અંદર એને માનેલા સુખ એને એવી રીતે મળે કે ક્રિયાઓનું શિક્ષા એને ના મળે અને શિક્ષામાંથી એ મુક્ત થાય આજે આપણે આ હિંસાત્મક યુગમાં બહુ જોઈએ છીએ આપણે શું પરંતુ ગમે તેવો હિંસક હશે ને એના દિલમાં પણ અંતરમાં એ જે ભગવાનને જે સ્વરૂપે માનતો હશે તેમાં પોતાને માનેલી ભૂમિકાએ કરીને એ ભગવાન પાસેથી આદેશ લેતો એવી રીતે બધું કામ કર્યા કરે સમજાયું પણ એમાં પણ એને સુખ તો જોઈએ જ છે એ પોતે સુખ જોઈએ છે એ કોઈને પાઠ નથી ભણાવતો પણ એની ક્રિયાઓ અને કર્મો એવા છે કે જાણે કે બીજાને પ્રાટ બનાવવા માટે છે એટલે પ્રકાશ જો એનો સરખો થાય તો ગમે તેવી ક્રિયા હોય માણસની અજ્ઞાનની પણ એ અજ્ઞાનમાં પણ એનું આત્મા વલન થયા કરે આત્મા શું છે શું ને જાણવાની સવાલ જ નથી આમાં સમજાય છે એટલે આજનું આક્રમ વિજ્ઞાન છે દાદા ભગવાનથી ખુલ્લું થયેલું તે બધા જ માનવ માત્રના વ્યવહારને જે એની માન્યતા પર રચેલો એનો વ્યવહાર છે સમજણ છે એનું જીવન છે એ બધામાં એને સુલટું કરે છે એની જ ભાષામાં એનો વ્યવહાર સુલટો કરે છે ઉત્તમ સાહેબ એવું નહીં ચોક્કસ દાદા એનું છે પ્રમાણ છે દરેકના ભાષામાં જ હોવું જોઈએ કે હું ગમે તેમ મારું વાપરું નહીં ચાલે બચ્ચું પૂછતું બચ્ચાની ભાષામાં આપણે બચ્ચા થઈ બચ્ચાને બચ્ચા થઈને કહેવું પડે છે નહીં તો બચ્ચાને એને ખુલાસો નહીં થાય શું એટલે હમણાં ભાદરન ગામમાં જે દાદાનું ગામ કહેવાય તેમાં છ દિવસ શિબિર થઈ છ દિવસ તે આજે પૂરી થઈ બાર વાગે બધાને પ્રસાદ લઈ નીકળી અને બે વાગે અહીંયા બે ત્રણ વાગે ત્રણેક વાગે આવે નહીં ત્રણ જણા હતા આપતા પુત્રો બધા હતા ત્યાં તે એકસો ને પચીસ છોકરાઓ બધા આવ્યા હતા આવી રીતે બધી જગ્યાએ જુદી જુદી જગ્યાએ શિબિરો થાય છે હવે હમણાં સાત સાત તારીખ કંઈક સાતથી તેર સુધી એટલે તેરમી એ બધા છૂટા પડે અને સાતમી એ બધા હાજર થઈ જાય એવું ને એટલે બધે જ્યાં ત્યાંથી બધા છે ત્યાં આગળ કેટલા આવે છે ઉત્તમ શાહ આમ તો આંકડો એક્ઝેક્ટલી નિમેશાનંદજીને ખબર છે પણ પોણા ચાર હજાર રજીસ્ટ્રેશન થઈ ગયા છે ત્રણ પોણા ચાર હજાર તો રજીસ્ટર થઈ ગયા છે ત્યાં કે અમે આવીએ છીએ એટલે એ લોકોને રહેવા ખાવા બધી વ્યવસ્થા કરવી પડે બધું કરવું પડે નોર્મલી સંખ્યા એના કરતા ત્યાં કુદરતી રીતે એવું ચાલે છે ચંદ્રિકાબેન કે કોઈ કરતું જ નથી કશું એમ તો એમના નાના બ્રધર છે પણ જયંતિભાઈ કોઈ કરશું કરતું નથી અને બધું થયા કરે છે દાદા ભગવાન કરે છે આપ કરો છો ના પણ કરવાથી થાય કે થતું હોય થતા થવાપણાથી થાય તમને શું લાગે છે દાદાજી થવાપણાથી વૈજ્ઞાનિક રીતે થાય કોઈ કરે તો થાય ચંદ્રિકાબેન કે થતું હોય તે થવાપણાથી થાય અરે વાહ લો શું શું સમજી હે તો આપણે કરવાનું શું રહ્યું તો આળસુ થઈને બેસી રહેવાનું છે શરીર બેસી રહ્યું છે કોઈ નહીં રાતે સુઈ જે સવાર ઉઠશે તે બ્રશ હલાવશે તો કરવાનું ના થયું ત્યારથી ચાલ્યા જ કરે છે ને ઊંઘમાં ચાલે છે બધું બહુ સમજવા છે એટલે સંઘ આવો છે સંધિકાબેન અને આ બુદ્ધિનું નીરુબેન પૂછ્યું તમે એ બુદ્ધિને આજે સ્વને પરનું આખો વિનય છે છૂટાપણાનો ત્યારે જે બુદ્ધિને વારી શકાય અથવા તો અજ્ઞાન અજ્ઞાન એટલે કે હું કોણ છું એનું જાણકારી નથી તે એટલે પોતે પોતાના માન્યતાના સ્તર પર જે જાણકારી છે રીતનું એ બધું અજ્ઞાન કહેવાય હું છું કોણ છું તે જાણ્યા વગર માન્યતાના સ્તર ઉપર જે બધું જીવન ધર્મ બધું જે હોય એ બધું અજ્ઞાનતા કહેવાય અજ્ઞાનતા એટલે જ્ઞાન નહીં એવું નહીં પણ જ્યાં જ્ઞાન નથી ત્યાં આગળ જ્ઞાન છે એ માનવું એને અજ્ઞાન કે છે અજ્ઞાન એ જ્ઞાનનો વિરોધ નથી કરતું પરંતુ જ્ઞાન જ્ઞાન સુધી પહોંચવા માટે એ અજ્ઞાનની દશા છે પણ એમાં સ્ટેજ એટલા બધા છે વચ્ચેના અને અજ્ઞાન એક કિનારા પર જ્ઞાન હોય અને એક્ઝેક્ટ સામેના કિનારા પર જ્ઞાન હોય તે બંનેની ઉત્કૃષ્ટ દશાઓ છે બીજે બધી વચ્ચેની દશાઓ છે એ સંસાર કયો આખો સંસાર આને કયો પણ છેલ્લે છેડે અજ્ઞાન હોય એવું તો એ પણ વિરલ પુરુષ હોય બહુ વિરલો હોય તો જ બાકી સામાન્ય પુરુષનું કામ નથી એટલે બાકીનું પછી રહ્યા કરે વચમાં ચાલ્યા કરે અને આવા કોઈ તરણ તારણહાર સંપૂર્ણ તરેલા છે અને અનેકોને અનેકોનું તારણ કરી શકે એવી સામર્થ્ય ધરાવે છે સામર્થ્ય સામર્થ્ય એટલે શું કે મન વાણી કયા ક્રિયાશીલ સ્વરૂપ છે એ મન વાણી કયાના ક્રિયાપણ કયા ના હોય ત્યારે સમર્થ પુરુષ કહેવાય સામર્થ્ય કહેવાય છે અને એ સામર્થ્યને કારણે એ સામર્થ્યની દશા સાથે જે શરીર હોય એ શરીરમાં જ કુદરતી એટલું બધું શક્તિ અને બધું જ હોય શરીર ગમે તેવું હોય પણ એનાથી એ કામ ચાલ્યા કરે સમજે બહુ સુંદર થાય એટલે બુદ્ધિને વાળવા માટે હું કોણ છું એનું જ્ઞાન નથી તેમને પણ અને હું કોણ છું જ્ઞાન એના માટે તો બહુ સારું છે કે મેં નીરુબેન ત્યાં ન્યૂ જર્સીમાં પ્રશ્ન કરેલો અમારા એક સત્સંગી મહાત્માની દીકરી હતી અમે કીર્તિભાઈની દીકરી કીર્તિભાઈ શાહની તો પ્રશ્ન કર્યો કે તરંગી તવાંગી કેવું નામ છે તન્વી તન્વી કે તન્વી બેન એના ઘરે હું સત્સંગમાં હતો અને બધા બેઠા હતા તન્વી બેન એ બધા ત્યાંનું ઇંગ્લિશ બધા જાણે ને can we ask you one question કે શ્યોર કે you like to be dealt with by બુદ્ધિ or to deal with બુદ્ધિ આવો પ્રશ્ન કર્યો મહિના વાપરું છું you would like to be dealt with or deal to deal with your બુદ્ધિ એટલે કે ગુજરાતીમાં તને બુદ્ધિ ચલાવે એ ગમશે કે તું બુદ્ધિને ચલાવીશ એ ગમશે સમજો એટલે બુદ્ધિ તને એની સાથે રેવડાવશે તો ગમશે કે તું બુદ્ધિ જોડે રહી શકીશ અને એની જોડે બધું વ્યવહાર કરતી રીતે રહીશ સમજે બેમાં ફેર કરો તો કે હું બુદ્ધિ સાથે વ્યવહાર કરું એ મને ગમશે એ મારી જોડે કરવા ના એ આપણે બધા બેઠા તો ખુશ થઈ ગયા સાહેબ ઇંગ્લિશમાં પૂછવું પડે ઇંગ્લિશ છોકરાઓ ગુજરાતી ફાવે નહીં બહુ એ તો તમે જાણો એટલે બુદ્ધિમાં પોતાનું જ્ઞાન ભાન અને એ પ્રમાણેનું બધું જીવનમાં છે દશા જીવન મુક્ત દશા કહેવાય તે અગર તો અજ્ઞાનમાં છે જે એમના માટે પણ એટલે ખાસ અજ્ઞાનમાં વાત કરીએ તો એ પણ બુદ્ધિથી કામ લઈ શકે છે આત્માનો પક્ષવાળું પરંતુ એના માટે એ લેવા માટે એને પોતે જીવનમાં પોતાના શરીર સાથે જે જીવન ચાલી રહ્યું છે શરીરનો વ્યવહાર છે જ બધો પણ એ જીવનમાં કેવી રીતે જીવ્યા છે એની વિચાર દશા બહુ ખેલવી જોઈએ એને થિંકિંગ પાવર કહે છે એ વિચાર દશા છે વિચાર દશા એ પ્રગતિનું સૂચક છે આખું એ વિચાર દશા એવી હોય તો વિચાર દશા એ કરીને એ બુદ્ધિમાં એ પોતાનું અહિત જે કોઈ અહિતવાળું કંઈ થતું હોય તે ખબર તો પડે અને ખબર પડે પછી એ બુદ્ધિ ગમે તે બે પક્ષવાળી હોય અને અહિતમાં હિત કરાવને રહ્યો તો સારી જ કહેવાય શું પણ હિતનું હોય અને ત્યાં અહિતની સલાહ આપતું હોય તો તે વખતે એને ત્યાં આગળ એ બુદ્ધિની વિચારણા છે ને વિચારણાનો પક્ષ એ બુદ્ધિ સાથે ડીલ કરે આ સમજ્યા બુદ્ધિ એની જોડે એનું ચલણ નહીં ચાલે તે વખતે નીરુબેન સમજો ખ્યાલ આવ્યો બુદ્ધિ એ વિચાર વિચાર દશા છે આપણને જ્ઞાન મળ્યા પછી પણ બ્રહ્મચર્યની બાબતમાં દાદા એટલું સુંદર કહ્યું છે કે અબ્રહ્મચર્ય સંબંધીનું અજ્ઞાન એ બ્રહ્મચર્ય સંબંધીના વિચારણાએ કરીને એ અજ્ઞાનનો નાશ પોતે પૂર્ણ પોતાના સ્વપુરુષાર્થી નાશ ન થાય ત્યાં સુધી યથાર્થ બ્રહ્મચર્ય ઉદય પામતું નથી પછી સંસારીમાં પણ પામી શકે છે નહીં પણ આ એટલી ઝીણી વાત છે કે સમજાવી બહુ એ છે શું કયું વાક્ય વાક્ય તમે દાદાજી આ છેલ્લું જે આખું બોલ્યા ને આ તો બ્રહ્મચર્ય એ બધા વ્રતોનો રાજા કહેવાય છે આ કળિયુગમાં ખાસ કરી બરાબર બ્રહ્મચર્ય પરંતુ આ કાળમાં બહુ આકરું છે બ્રહ્મચર્ય વ્રત એઝ ઇટ ઇઝ જેમ છે તેમ એ પકડાવવું સહેલું નથી એટલે એ શરીર પાસે એ એક્સરસાઇઝ કરાવવી પડે છે એક્સરસાઇઝ કરાવવી પડે છે કેવી રીતે એ બ્રહ્મચર્ય વ્રત લીધું હોય એ પણ કરી શકે છે અને સંસારી હોય એમ એ પણ કરી શકે છે પરંતુ એના માટે વિચાર બહુ પ્રમુખ જોઈશે વિચારણા એટલે વિચાર કરનારો હું એ નહીં શું કહ્યું પરંતુ જે હું છે તે હું સ્વરૂપે સ્થિત એસ્ટાબ્લિશ થઈ રિયલાઇઝડ થઈ અને હું નથી એની જોડે રહે છે એ બેની વચ્ચે એ આખી અદભુત આત્મવિચારણા એ કરીને આત્મચિંતવને કરીને પૂતગલના ભાગમાં એવું ચિંતવનમાં એ દશા હોય છે એ વિચાર દશા આખી ખુલવી જોઈશે વિચાર દશા ખુલે તો અબ્રહ્મચર્ય જે છે એના બધા રૂપમાં તમારું ખુલ્લું થતું જાય પણ એકદમ ના થાય ધીમે ધીમે થતું જાય જેમ જેમ તમને અબ્રહ્મચર્ય સંબંધીનું અજ્ઞાન અને અજ્ઞાન સામે એની સમજણ ખુલતી જતી જાય એ વિચારે કરીને થાય એટલે બ્રહ્મચર્ય વ્રત આખું અને જેમાં વૈરાગ કે છે એ વૈરાગ પર એમાંથી વૈરાગ તો જન્મ પામે છે એ પણ એ વિચાર દશા વગર નથી હોતો શું સામાન્યપણે વ્યવહારમાં ત્યાગ વગર વૈરાગ નથી હોતો એવું કહેવામાં આવે છે અને દાદાએ કહ્યું કે વાત સાચી છે પણ થોડી અધૂરી છે એટલે દાદાએ પૂરી કરતા કહ્યું કે વિચાર વગર ત્યાગ ન સંભવે ચંદ્રિકાબેન સાંભળો છો ને વિચાર વગર ત્યાગ ન સંભવે એટલે વિચારણા એ કરીને જે ત્યાગ જે છે ને તે બહુ જુદો છે ત્યાગ શબ્દ બહુ અદભુત છે ખરી રીતે વિચારણા એ કરીને વિચારણાના પરિણામોથી એમાં નિષ્પક્ષપાતતા હોય છે બધી સમજાયું બહુ સુંદર અને બને તેટલી સરળતાનો સ્કોપ હોય સ્વભાવનો પ્રાકૃત સ્વભાવનો સરળતા સરળતા સરળતા એટલે શું કહેવાય કે વાળ્યું વળે જેમ હેમ શું કહ્યું સરળતા એ સરળતા સરળ પુરુષ જેટલું હોય જેને જેવું ખીલ્યું હોય પ્રકૃતિએ કરી એના માટે આવી આ દાદા ભગવાન એ એમ પટેલ પચાસમાં વર્ષે જ્ઞાન થાય છે તે એમ એમ નથી થયું આગળનું તો હતું જ એમની પાસે કુદરતનું અને કુદરતમાં પણ એમનું પ્રખર બાળપણથી આ હતું અને બાળપણથી પણ સંજોગો સંજોગો મળી જાય છે એમને હવે સમજાયું એટલે આ વિચાર અને વિચારણા આપણે અક્રમ વિજ્ઞાનમાં વિચાર એ આપણો ધર્મ નથી વિચારણા કહીએ છીએ ખરા પરંતુ આ બ્રહ્મચર્ય બાબતમાં એક આ પાત છે આખું શાહ સાહેબ સમજ્યા બહુ મોટો અપવાદ છે એટલે અબ્રહ્મચર્ય સંબંધીનું અજ્ઞાન બ્રહ્મચર્ય નથી કહ્યું હા એમનું પુસ્તકો છે એનું આખો ક્રક્ષ જે છે પણ આખો વિસ્તાર વંચાય છે આપણાથી વિસ્તાર બહુ વંચાય પણ આ મૂળ ચૂકાય છે પણ વ્રત લીધા પછી પણ એમને એટલું જ લાગુ પડે છે અને સંસારમાં વ્રત નથી એમને પણ એટલું જ લાગુ પડે છે વ્રત લીધાને તો બહુ સુંદર થાય મને પકડાય તો પકડાય તો સમજે પણ આ બધી વાતો એવી ગંભીર છે નગ્ન સત્ય જેવી વાતો છે એટલે જો અધકચરું પકડાય તો બહુ ભારે નુકસાન થઈ જાય એટલે બનતા સુધી આવી વાતો નથી થતી સમજાય છે એટલે અને બુદ્ધિ માટે બુદ્ધિ માટે પણ આ વિચારણા જ મુખ્ય છે અને જેને પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્ત છે એના માટે એ વિચાર કરનારો નથી પણ આત્મપક્ષી આત્મપક્ષ કરીને હોય છે એટલે જ્યાં જ્યાં બુદ્ધિ હોય ત્યાં એક વખત બે વખત કે પછી છોડી દે એને પકડ ના રહે બસ એ આત્મપક્ષ તરફ ગયું કહેવાય છે એવી રીતે છે સાત ને પાસ થઈ છે શું કરી શું કહો હમણાં પેલા સંગપતિ સાહેબ કે છે આમ કે છે શું ચાલશે હે બધાને એવું છે ને પ્રસાદ તો જોઈએ કે નહીં ચંદ્રિકાબેન પ્રસાદ તો જોઈએ ને બધાને તો એના માટે તો ચાલો તમારે જાહેરાત કરવાની કરી દો જય સચ્ચિદાનંદ આજના દિવસના નિમંત્રકો દાદાજીએ કીધું એ મુજબ ઈશ્વરભાઈ તથા હિંમતનગરના સર્વે મહાત્માઓ તરફથી આજના દિવસનો પ્રસંગ રાખવામાં આવ્યો છે એમાં પાછળથી આપણા આપતાપુત્ર શૈલેષાનંદજી મનેશ મહેતાના પિતાજીની આજે પુણ્યતિથિ છે તેમની ભાવના મનેશ મહેતાના પણ પિતાજી હા એમના પિતાજી એમના પિતાજીની પુણ્યતિથિ છે તેમની પણ ભાવના હતી તેમને પણ જોઈન રાખવામાં આવ્યા છે બીજું આ અઠવાડિયાનો કાર્યક્રમ આ મુજબ છે જે દર શનિવારે પ્રાતવિધિ હોય છે એ શનિવારની જગ્યાએ બુધવારે કાશીબેન વિટનકરના નિવાસસ્થાને સી તેતાલીસ શુભલક્ષ્મી સોસાયટી નર્મદા વસાહત રોડ છાણી જકાત નાકા સવારના સાડા છથી આઠ વાગ્યા સુધી રહેશે બીજું શનિવારે સવારના સાડા આઠ વાગે મહાત્મા સ્વાધ્યાય સત્સંગ હોલ અને અતિથિ ભવનની વચ્ચે જે જગ્યા છે ત્યાં થોડા રો હાઉસ બનાવવાનું સંઘે નક્કી કર્યું છે તો એની ભૂમિપૂજન દાદાજીની હાજરીમાં સવારના શનિવારે આઠમી તારીખે સાડા આઠ વાગે રાખવામાં આવ્યું છે આમ તો બધા તિવરી જવાના છો જે કોઈ પણ અહીંયા હોય તે પ્રસંગનો લાભ લઈ શકે છે જાહેર આમંત્રણ છે આવતા રવિવારે સાંજના પાંચથી સાત સહાની પરિવાર તરફથી એમના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે સાંજના પાંચથી સાત સ્વરૂપ કીર્તન ભક્તિ આ જ જગાએ કિલનપુરી મુકામે રાખવામાં આવી છે જય સતી સાંજના પાંચથી સાત ચંદીરામ સહાનીની પુણ્યતિથિ નિમિત્તે રાખવામાં આવી છે ઉત્તમભાઈ આપે કહ્યું ને કે અમદાવાદ ફોર્ટીન કે એ પણ બધા આપણે ટીવરી ગયા છે એટલે આપણે રાખીએ આમાં જ ચાલશે ને મંજૂર જયંતિભાઈ મંજૂર ને ચાલો દરેક મહાત્માઓ ખાસ જે વિનંતી કરીએ છીએ મુજબ પોતાની જગ્યાએ જ બેસી રહેશે દાદાજી અહીંથી પસાર લઈ જવામાં આવશે અને દરેકે દરેકને વ્યવસ્થિત કરશે ના રાખશો વધારે પડતું નહીં બોલો નમો વિતરાગા નમો વિતરાગાય નમો હરિહંતાણમ नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम કૈસો પંચન મુક્કારો વપણા સળો સવપા વપણા મંગલાણમ ચ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ માટેનું જો કોઈ પરિબળ હોય તો આ દાદા ભગવાને ખુલ્લું કર્યું તે આ ત્રણ મંત્રો આખા ભારતનું બધું જ અને વિશ્વનું પણ બધા શક્તિઓનો આખો પુંજ છે બહુ સુંદર કામ થયું છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણે અહીંયા જે સ્કૂલ જીવન સંસ્કાર કેન્દ્ર ચાલે છે એમને ગવર્મેન્ટ તરફથી અગિયારમા ધોરણની અને બારમાની પરમિશન મળી ગઈ છે તો જે કોઈ મહાત્મા હોય આજુબાજુ રહેતા હોય પોતાના સંબંધીઓ અને કોઈને પણ અગિયારમાં સામાન્ય પ્રવાહમાં મૂકવો હોય તો એ એડમિશન મળી શકે એમ છે જય સચિદાનંદ એક માઇક ચાલો જય સચ્ચિદાનંદ આપણે ત્યાં જે જીવન સંસ્કાર સ્કૂલ ચાલે છે ધોરણ પાંચથી શરૂઆત કરેલી અને આ વર્ષે સરકારશ્રી આપણને ધોરણ અગિયારની અને એના પછી ધોરણ બાર શરૂ કરવા માટેની પૂર્વ પરવાનગી આપી દીધેલી છે અને સામાન્ય પ્રવાસ અત્યારે આપણે ચાલુ કર્યો છે તો જે કોઈ મહાત્માના દીકરાઓને દીકરીઓને અહીંયા એડમિશન એવું હોય તો સામાન્ય પ્રવાહ આપણો બપોરે સાડા દસથી પાંચ વાગ્યાનો સમય સ્કૂલનો હોય છે શનિવારે સવારનો સમય હોય છે અને હાલમાં જે આપણે ફીનું ધોરણ છે એટલે ઉચ્ચ માધ્યમિક વિભાગ જે સામાન્ય રીતે અઢીસો રૂપિયા માસિક ફી લેતા હોય છે એનું આપણે ફક્ત પંચોતેર રૂપિયા ફીનું ધોરણ નક્કી કરેલું છે અને એમાં પણ જે બાળકો તેજસ્વી તરલાઓ હોય સારી રેન્ક લાવી શકતા હોય અને ગરીબ હોય એને ગુણદોષ જોઈ અને એમાં પણ પચાસ ટકા અમે માફી આપીએ છીએ ગયે છે સંધિકાબેન સારું સારું ચાલે ને બસ તારા બધા ગામોના આજુબાજુનો લાભ લે છે અને આટલા કયા કિલો દસ કિલોમીટરમાં આટલું જ નહીં આજુબાજુના આપણા લગભગ પંદરથી વીસ કિલોમીટરના ક્ષેત્રમાં અઢારથી વીસ ગામ સાથે આપણે આ સ્કૂલ જોડેલી છે અને એ લોકોને સવારે બસ લઈ આવે છે અને સાંજના બસ મૂકી આવીએ છીએ એમાં પણ પચાસ ટકા કન્સેશન ભગવાન